Om Om Namo નવતત્વમાં આપણે જીવ અજીવ પુણ્ય પાપ અને બંધ એ પાંચ તત્વની વાત કરી આજે આશ્રવ સંવર નિદ્રા અને મોક્ષ એ ચાર તત્વની વાત કરવાની છે આશ્રવ એટલે કર્મનું આવતું એટલે આશ્રવ શુભ કે અશુભ કોઈ પણ પ્રકારનું કર્મ આવે એને આશ્રવ કહેવાય છે અને કર્મને આવવાના બેતાલીસ માર્ગ છે એટલે આશ્રવના બેતાલીસ ભેદ છે ફોર્ટી ટુ પાંચ ઇન્દ્રિયો એનો અસંયમ એના દ્વારા કરીને પણ કર્મ આવે ચાર કષાયો પાંચ અવ્રત અવ્રત એટલે વ્રતો ન સ્વીકારવા તે જેમ પાંચ આપણા અણુવ્રતો હોય તો અવ્રત ન કહેવાય કે પાંચ મહાવ્રતો એ અવ્રત ન કહેવાય પણ પ્રાણાતિપાત વૃષાવાદ અદત્તાદાન મૈથુન અને પરિગ્રહ એ પાંચ વ્રતો ન સ્વીકારે અને એ નિયમમાં ન હોય એ પહેલાં પાંચ પાપસ્થાનક એ પાંચ અવ્રત ત્રણ યોગ મન વચન અને કાયાની પ્રવૃત્તિ અને પચીસ ક્રિયાઓ આ રીતે કર્મને આવવાના બેતાલીસ માર્ગ છે ઇન્દ્રિયોને પોતાના શુભ વિષયમાં પ્રવર્તાવતા રાગ થાય કે અશુભ વિષયમાં પ્રવર્તતા દ્વેષ થાય તો એના કારણે કર્મ આવે પ્રશસ્ત કષાય કરીએ કે અપ્રશસ્ત કષાય કરીએ બંને દ્વારા કર્મનો આશ્રવ થાય પ્રશસ્ત કષાય દ્વારા શુભ કર્મ આવે શિક્ષક વિદ્યાર્થી ઉપર કષાય કરે ક્રોધ કરે તે પ્રશસ્ત કસાય છે કારણ કે એમાં વિદ્યાર્થીનું હિત જુએ છે અને માટે એ ગુસ્સો કરીને એ પાઠ કરી લાવે એના માટે થઈને પ્રેરણા કરતા હોય છે તો એ પ્રશસ્ત કહેવાય અને અપ્રશસ્ત એટલે પોતાના સ્વાર્થ માટે થઈને કોઈ કામ સોંપ્યું અને કોઈ ન કરી લાવ્યું એમાં પોતાનો સ્વાર્થ હોય અને એના કારણે ગુસ્સો આવે તો એ અપ્રશસ્ત કસાય છે આવી રીતે ક્રોધ માન માયાને લો ચારે ચાર પ્રકારના કસાયો એના દ્વારા કર્મ આવે વ્રતો ન સ્વીકારવાના કારણે તો સતત કર્મનો વરસાદ આવી જ રહ્યો છે અવિરતિના પાપથી મન વચન અને કાયાની પ્રવૃત્તિ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી કર્મ આવવાના છે ભગવાન શિવંદર સ્વામી એમને પણ મન વચન અને કાયાની પ્રવૃત્તિ ચાલુ છે તો એમને પણ કર્મ આવે છે પણ એમને આવતું કર્મ પહેલા સમયે બંધાઈને બીજા સમયે ભોગવાઈને દૂર થઈ જાય છે વધારે સમય સુધી ટપતું નથી કારણ કે કર્મમાં કસાયની ચિકાશ નથી કસાય ચાલ્યા ગયા છે માત્ર મન વચન કાયાની પ્રવૃત્તિ છે અનુત્તર વિમાન રાશિ દેવને મન દ્વારા પ્રશ્નોનો જવાબ આપે છે વચન દ્વારા ધર્મદેશના આપે છે કાયા દ્વારા વિહારની પ્રવૃત્તિ છે તો એનાથી જે કર્મ આવે છે એ માત્ર બે સમય પૂરતું જ હોય છે પછી દૂર થઈ જાય છે જ્યારે આપણે જે પણ મન વચન કાયાથી કર્મ ઉપાર્જન કરીએ છીએ એમાં કશાય ભેળવીએ છીએ કશાય ભેળવવાના કારણે આપણી સ્થિતિ મિનિમમ પણ અંતઃ સાગરો સાગરોપમની બંધાય છે દરેક કર્મ ગઈકાલે આપણે વાત કરતા હતા કે જેટલા કર્મ બંધાતા હોય એટલા કર્મના ભાગ પડે જેટલા ભાઈ જીવતા હોય એનો ભાગ થાય જે ભાઈ ઉપડી ગયા હોય એ વ્યવસાયની અંદર સાથે ન હોય એના ભાગ ન થાય દસમા ગુણસ્થાન કે છ કર્મ બંધાય છે તો છ ભાગ પડે કારણ કે ત્યાં કને એ છ જીવતા છે બે ગયા છે મોહનીય કર્મ અને એ ત્યાં નથી એટલા માટે એને ભાગ ન મળે એટલે દરેકના ભાગનું એ ટકાવારી ફિક્સ થયેલી હોય તે પ્રમાણે બધા કર્મના ભાગ પ્રતિ સમયે થતા જાય અને પચીસ ક્રિયાઓ પચીસ ક્રિયા એટલે સૌથી પહેલી કાયિકી ક્રિયા એટલે કાયાને અજૈણાએ પ્રવર્ત આપવી ખમાસમાન આપીએ પણ નીચે પ્રમાજના ન કરીએ સત્તર સંડાસાનું પાલન ન કરીએ તો કાયિકી ક્રિયા લાગે એમ વંદન વિધિ કરીએ પણ વંદન વિધિમાં પણ પચીસ આવશ્યકો ન સાચવીએ તો એમાં પણ કાયમી ક્રિયા લાગે રસ્તા ઉપર ચાલતા જઈએ પણ ઇતિહાસ સમિતિનું પાલન ન કરીએ તો પણ કાયમી ક્રિયા લાગે ટૂંકમાં કાયા દ્વારા અજૈણાની પ્રવૃત્તિ કાયા દ્વારા ક્યાંક જૈણા ધર્મ જ્યાં જ્યાં ચૂકાય ત્યાં ત્યાં આ કાયમી ક્રિયા લાગે બીજા નંબરમાં અધિકરણી કી એટલે અધિકરણ એટલે જેના દ્વારા આત્મા નરક વગેરે દુર્ગતિનો અધિકારી થાય એવા પ્રકારની ક્રિયા એને અધિકરણીકી ક્રિયા કહેવાય કોઈ શસ્ત્રો બનાવે કે કોઈ પછી શસ્ત્રોનું સમારકામ કરે શસ્ત્ર એની ધાર કાઢી આપે અથવા તો શસ્ત્રો બનાવે મિક્સરની બ્લેડની ફેક્ટરી હોય તોય એ શસ્ત્ર છે તો એ પણ અધિકરણીકી ક્રિયા કહેવાય જેના દ્વારા આપણો આત્મા પાપ કર્મ ઉપાર્જન કરે એવી ક્રિયા કોઈ સિનેમા ઘર ચલાવે તો એનાથી પણ અધિકરણિકી ક્રિયા કારણ કે એના દ્વારા આત્મા આ દુર્ગતિનો અધિકારી બનવાનો છે એવી જ રીતે કોઈ ક્રિકેટ રમતો હોય ને એની પ્રશંસા કરે તો પણ આની અંદર આવે કારણ કે એ ઓલી રાતના મેચ રમાતી હોય અને દિવસ જેવું અજવાળું લાગે હજારો ઘરનું લાઇટ બિલ ભરાય એટલી વીજળી એટલા સમયની અંદર વપરાઈ જાય અને આપણે એની અનુમોદના કરીએ પેલો ક્રિકેટર ઘાસ ઉપર દોડાદોડ કરતો હોય અને આપણે એને જોઈને રાજી થઈએ તો એ અધિકરણી કી કારણ કે એ જીવોને જે પણ પીડા પહોંચે છે એની પણ આપણી જોડે અનુમોદના થઈ તો આવી અધિકરણી ક્રિયા કહેવાય એવી રીતે પ્રાદ્વેષિકી જીવ કે અજીવ એના ઉપર દ્વેષ થાય અજીવ ઉપર પણ દ્વેષ થાય રસ્તામાં ચાલતા ઠેસ વાગે આ પથ્થરો અહીંયા ક્યાંથી આવી ગયો એટલે ત્યાં કને પણ એ દ્વેષ થાય એટલે જીવ કે અજીવ ક્યાંય પણ દ્વેષભાવ થાય એ પ્રાદ્વેષિકી ક્રિયા પારિતાપનિકી કોઈને પરિતાપ ઉપજાવો એટલે કોઈને હેરાન કરવા તો એનાથી પારિતાપનિકી ક્રિયા કહેવાય એટલે ગુડ નાઇટની ટેબ્લેટ લગાવો મચ્છર ભલે મરે નહીં પણ ન મરે તો મચ્છરને પરિતાપ એ તો થયા જ કરે તો એ પારિતાપનિકી ક્રિયા કહેવાય એટલે પરિયાવિયા કિલામિયા ઉદ્દવિયા આ કોઈ પણ પ્રકારે જીવોને આપણે ત્રાસ પહોંચાડીએ એ બધી જ પારિતાપનિકી ક્રિયા છે એટલે પારિતાપનિકી પછી પ્રાણાતિપાતિકી એટલે જીવનો વધ કરવો એ પ્રાણાતિપાતિકી ક્રિયા છે આરંભિકી આરંભિકી એટલે આરંભ સમારંભ કરવા તે આરંભિકી જો આરંભિકીમાં પણ જીવને હિંસા થાય છે પ્રાણાતિપાતિકીમાં પણ હિંસા થાય છે પણ ફરક એ છે કે આરંભિકીની અંદર જીવને મારવાનો ઉદ્દેશ નથી જીવ મરી જાય છે મકાન બનાવતા જીવની વિરાધના થઈ જાય છે જીવને મારવા માટે મકાન નથી બનાવતા રસોઈ બનાવતા જીવની વિરાધના થઈ જાય છે જીવની વિરાધના કરવા માટે રસોઈ નથી બનાવતા તો આવી જે ક્રિયા છે એને આરંભિકી ક્રિયા કહેવાય કે જેમાં આરંભ સમારંભ થયા કરે એટલે જીવોને પીડા ઉત્પન્ન થયા કરે એવા પ્રકારની ક્રિયા તે આરંભિકી ક્રિયા એક જ ક્રિયા કોઈક વખતે પ્રાણાતિપાતિકી પણ બને અને આરંભિકી પણ બને બાલ્યાવસ્થાની અંદર મિત્રો હોય એટલે સાથે ફોટો પડાવેલો હોય અને પાછળથી વૈમનસ્ય બંને વચ્ચે કંઈક બોલાચાલી થાય ને દ્વેષ ભાવ ઊભો થઈ જાય તો ગુસ્સામાં આવીને ફોટાને ફાડી નાખે તો એ પણ આ ક્રિયા છે આરંભિકી ક્રિયા પ્રાણાતિપાતિકી આરંભિકી એ બધી ક્રિયા કહેવાય પરિગ્રહિકી એટલે સંગ્રહ કરવાનો વિચાર પછી જેનો પણ હોય દાન ધાન્ય સોનું રૂપું ચાંદ કે બીજી કોઈ પણ ધાતુ એને સંગ્રહ કરવાનો જો વિચાર ઉત્પન્ન થાય અને એના કારણે જો સંગ્રહ કરે તો એ પારિગ્રહિકી ક્રિયા કહેવાય એમ માયા પ્રત્યેકી એટલે ઠગે બીજાને પોતાના આત્માને પણ ઠગે ચૌદસના દિવસે કંઈ ન કર્યું હોય તો એ આજે મારે એકાદનું છે ઉકાળેલું પાણી ન વાપરતો હોય તો કે હું ઉકાળેલું પાણી વાપરું છું આને આત્મભાવ વંચન કહેવાય પોતાના જ આત્માને ઠગવો એ આત્મભાવ વંચન અને બીજાને ઠગવા એ પરભાવ વંચન કહેવાય એ પણ માયા પ્રત્યેકી ક્રિયા છે એમ મિથ્યા દર્શન પ્રત્યેકી ભગવાને કહ્યું તે વાતને માને જ નહીં અથવા માને તો ઓછું વધતું માને ભગવાને નવ તત્વ કયા છે એના બદલે આઠ માને દસ માને તો એને પણ મિથ્યા દર્શન પ્રત્યેકી કહેવાય મિથ્યા દર્શન વત્તી ખાણી અપચખાણી અપચખાણી એટલે અપ્રત્યાખ્યાની ક્રિયા નિયમ ન લઈએ અને એના કારણે જે કર્મ આવ્યા કરે એ અપ્રત્યાખ્યાની ક્રિયા કહેવાય આપણે ચૌદ નિયમ ન ધારતા હોઈએ તો સતત આ ક્રિયા આપણને રાજા કરે કારણ કે પચ્ચખાંડ નથી પચ્ચખાંડ ન હોવાના કારણે આ ક્રિયા સતત આપણને લાગ્યા કરે છે દૃષ્ટિ કી જીવ કે અજીવને રાગથી જુઓ અજીવને જળ પદાર્થને પણ તમે રાગથી જુઓ તોય કર્મ બંધ થાય એનો કલર જોઈને આકર્ષણ થાય તો પણ કર્મબંધ થાય એની ગંધ જોઈને આકર્ષણ થાય તો પણ કર્મબંધ થાય એનો સ્વાદ જોઈને આકર્ષણ થાય તો પણ કર્મ બંધ થાય અને મુલાયમ સ્પર્શ જોઈને પણ રાજી થઈ જઈએ તો પણ કર્મ બંધ થાય એવી રીતે દ્વેષ ભાવ હોય તોય કર્મ બંધ થાય આ રાગના એમ દ્વેષના સૃષ્ટિ એટલે જીવ કે અજીવનો રાગથી સ્પર્શ કરવો પહેલામાં માત્ર જોવું અહીં કને રાગથી સ્પર્શ કરે તો પણ કર્મ બંધ થાય રાગ કે દ્વેષ બધામાં જ્યાં જ્યાં રાગ હોય ત્યાં કને દ્વેષ સમજી લેવા દિઠ્ઠી પુઠ્ઠીય પાડુચ્ચીય સામંતો વણિયા ને શક્તિશાળી પ્રાતિત્યકી એટલે કોઈને આશ્રયને જે ઘોડા વગેરેને જોયા પછી એની ખોળ ખાંપણ કાઢે તો એના માલિકને દુઃખ થાય એની પ્રશંસા કરે તો પેલાને રાગ થાય તો એના રાગ દ્વેષમાં આપણી પ્રશંસા કે આપણે એના માટે જે ખરાબ બોલ્યા એના કારણે એને રાગ દ્વેષ થયા તો બીજાના રાગ દ્વેષમાં આપણે કારણરૂપ બનીએ કોઈ આપણને ઘર બતાવે અને આપણે કંઈ આ ફર્નિચર બહુ સારું બનાવ્યું છે તો સામેની વ્યક્તિને રાગ થાય અને તમે કંઈ ખોળખાં પણ કાઢો તો દ્વેષ થાય તો એ પણ ક્રિયા છે એના દ્વારા પણ કર્મ આવે છે સામંતો પનિપાતિકી એટલે જીવનું એકી સાથે આવી પડવું ક્યાંક કોઈક નાટક હોય તો કેટલાય લોકો ભેગા થઈ જાય ટીવીની કોઈ સિરિયલની અંદર કેટલાય લોકો સાથે જોતા હોય કોઈ વસ્તુ નીચે પડી ગઈને એમાં કીડી વગેરે જીવો એક સાથે ભેગા થઈ જાય તો એ બધામાં આ કહેવાય સામંતો પનિપાતિકી ક્રિયા સામંતો વણિયા નેસતથી એટલે નહીં શસ્ત્રી કી નહીં સૃષ્ટિ કી કુવા તળાવ વગેરેને ખાલી કરાવે તોય કારણ કે ખાલી કરાવે તો અંદરના જે જલચર જીવો હોય એ જલચર જીવો બિચારા બધા મરી જાય એટલા માટે એ ક્રિયા લાગે સ્વહસ્તી કી પોતાના હાથે બીજા કોઈનો ઘાત કરે તો એ સ્વહસ્તી કી આણવણી કોઈની પાસેથી આજ્ઞા કરીને વસ્તુ મંગાવે મને પાણીનો ગ્લાસ આપ આવી આજ્ઞા કરે તોય ક્રિયા લાગે તોય કર્મ બંધ થાય ક્યાંય કોઈને ઓર્ડર નથી કરવાનું કોઈ પણ જગ્યાએ ઓર્ડર કરવા ગયા એટલે ત્યાં કર્મ બંધ થાય એને આજ્ઞા પણિકી કહેવાય ક્રિયા કહેવાય કે કોઈની પાસેથી તમે આજ્ઞા કરીને કારણ કે ગુરુ મહારાજ પણ શિષ્યની ઈચ્છા જાણી અને પછી એને કામ સોંપે છે ઈચ્છા જાણ્યા વિના કંઈ ન કરે માટે જ આપણા બધા સૂત્રોની અંદર ઈચ્છામી ઈચ્છા ઈચ્છાકારેણ દરેક જગ્યાએ ઈચ્છા જાણીને પ્રવૃત્તિ કરવાની છે એ પહેલી સામાચારી ઈચ્છા સામાચારી છે ચાતુર્માસ અહીં જવાનું છે એમ ઓર્ડર નહીં પણ એની પહેલાં ઈચ્છા જાણી લે અને જાણ્યા પછી કે કે કસારું અહીં કને તું ચાતુર્માસ કરવા માટે જજે તો ઈચ્છા કર એમ વ્યવહારની અંદર પણ આપણે સામેની વ્યક્તિની ઈચ્છા જાણી અને એને કામ સોંપાય ઈચ્છા જાણ્યા વિના એમને એમ કોઈને કામ ન સોંપાય કોઈની પાસેથી ભણવું પણ છે તો એવા સમયે પણ એને સમય છે કે નહીં એની પ્રસન્નતા છે કે નહીં એ જાણ્યા પછી એની પાસે ભણવા બેસાય ગુરુ મહારાજ પાસે જઈએ તો તો ભણવું હોય તો વાયણા સંદિશા હું વાયણા લેશું એ બધા આપણે આદેશો લઈએ છીએ અને ગુરુ મહારાજ રજા આપે તો આપણે એમની પાસે ભણવાનું છે એમ આંકને પણ કોઈની પાસેથી કંઈ પણ કામ કરાવવું છે તો એની ઈચ્છા જાણીને કામ કરાવાય એના વિના કામ ના કરાવાય વૈદારણીતિ કે વૈદારણીતિ જીવને ભેદવા કઠોળ વગેરેને ભેદો તો એને વૈદારણીતિ કહેવાય અથવા કોઈને ઠગવા તો વૈતારણીતિ કહેવાય વૈતારણ એટલે ઠગવું એ વૈતાણ પણ અહીંયા વૈદારણીતિ વૈદારણીતિ એટલે આ કઠોળ વગેરેના ભાગ કરીને જીવોનો ભેદ કરવો જીવોને હિંસા થાય તે રીતની પ્રવૃત્તિ કરવી તે આણવણી વિયારણીય અણભોગા અણભોગા એટલે અનાભોગિકી ક્રિયા ઉપયોગ ન રહે સમય મારે પચીસ દ્રવ્યો વાપરવાના છે પણ ઉપયોગ ન રહે અને એમને એમ વાપર્યા કરે તો એ અનાભોગી ક્રિયા ચાલીએ પણ જીવરક્ષાના પરિણામ ન હોય તો અનાભોગી ક્રિયા બોલીએ પણ ભાષા સમિતિનો ઉપયોગ ન હોય તો પણ અનાભોગી જ્યાં ઉપયોગ ન હોય બસ ઉપયોગ શૂન્યતા હોય ત્યાં અનાભોગી ક્રિયા એના કારણે કર્મ આવે અનાભોગ અણવકાંખ પચ્ચૈયા અનવકાંક્ષ પ્રત્યય એટલે આલોક અને પરલોક વિરુદ્ધ આચરણ કરવું એને અનવકાંક્ષ પ્રત્યેકી કહેવાય આલોક વિરુદ્ધ આચરણ એટલે ચોરી કરે જુગાર રમે અને એના કારણે જે કંઈ કેસીનો રમવા જાય તો એ પણ અનવકાંક્ષ પ્રત્યેકી કારણ કે એનાથી પરલોક બગડે છે એટલા માટે અને મન સતત દુર્ધ્યાનમાં રહ્યા કરે છે એટલે એ પણ આ લોકની અંદર લોકો ટીકા કરે એવું એક પણ કામ આપણે કરવાનું નથી જ્યાં લોકપ્રિય શ્રાવક હંમેશા લોકપ્રિય હોય લોકોને પ્રિય ન હોય તો એને શ્રાવક ન કહેવાય એટલે અહીંકને પણ આ રીતે કરવા અનવકાંક્ષ પ્રતિક એટલે પરલોક વિરુદ્ધ આચરણ ન કરવું આલોક વિરુદ્ધ આચરણ ન કરવું એટલે આલોકની અંદર શાંતિ અને સમાધિ જળવાય કે જેથી કરીને પરલોકમાં સદગતિ થાય અન્ના ભોગ એટલે પ્રાયોગિકી મન વચન અને કાયાનો જે વ્યાપાર એના દ્વારા સમુદાન સામુદાયિકી ક્રિયા સામુદાયિક અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો એનાથી સામુદાયિક ક્રિયા પણ શુભ અત્યારની આપણું જે સામુદાયિક ક્રિયા એ શુભ હોય અને કદાચ અત્યારે બધાનું એક સાથે આયુષ્ય બંધાઈ જાય તો બધા એક જ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય અને ત્યાં બધા ભગવાનની ભક્તિ એક સાથે કરે પણ ટીવીની સિરિયલ જોતા જોતા જો બધાનું આયુષ્ય બંધાઈ જાય એક સાથે તો પછી એ ધરતીકંપ જેવો એવો પ્રકોપ થાય કે બધા એક સાથે ઉકળી જાય ઘણી વખત આપણે જોઈએ છીએ કે મોટા એક્સિડન્ટ થાય છે તો ઘણા લોકો મરી જાય છે ઘણાને વધારે ઈજા થાય છે ઘણાને ઓછી ઈજા થાય છે અને ઘણાને કંઈ થતું નથી આનું કારણ શું જે મૃત્યુ પામ્યા એને રસપૂર્વક બધાએ પાપ કરેલો માટે મૃત્યુ પામ્યા જેનો એના કરતાં ઓછો રસ પણ પ્રમાણમાં વધારે હતો એને વધારે ઈજા થઈ જેનો રસ ઓછો હતો એને ઓછી ઈજા થઈ અને જેને મિત્ર વગેરેના કારણે જબરજસ્તીથી જવું પડ્યું તો ગયો પણ એનું મન એની સાથે ન જોડાયેલું હોય તો એમને એમ બચી જાય એટલે સામુદાયિકી ક્રિયા એ શુભ પણ હોય અશુભ પણ આ બધામાં શુભ અશુભ બંને સમજવાની છે કારણ કે આશ્રવ તત્વ છે તો આશ્રવમાં તો બંને પ્રકારના આશ્રવ હોય સારી પ્રવૃત્તિ હોય તો શુભ આશ્રવ હોય ખરાબ પ્રવૃત્તિ હોય તો અશુભ આશ્રવ હોય તો અહીંયા આ રીતે સામુદાયિકી ક્યારેક પણ સમુદાયની અંદર રહીને કોઈ પાપો કરવાના નહીં અને ધર્મ બધો સમુદાયમાં કરવાનો પ્રતિક્રમણ ઘરે રહીને નહીં કરવાનું અહીં આવીને કરવાનું ઘરે રહીને પ્રતિક્રમણ કરે તો શું થાય એટલે સવારનું પ્રતિક્રમણ કરે અને તપ ચિંતવણીનો કાઉશક જ્યાં આવ્યો હોય એના પહેલાં ઘરમાંથી અવાજ આવે કે ભાઈ આજે તો ઘરે જમાઈ આવવાના છે વિચાર કર્યો હોય કે આજે મારે ઉપવાસ કરવાનો છે હવે જો જમાઈ આવવાના હોય તો એને કંપની તો આપવી પડે ને તો એકાદ શું કરશું એવો વિચાર આવી જાય અને પાછો રસોડામાંથી જો બીજો ગુમ આવી જાય કે આખો દિવસ રોકાવાના છે તો ના ના એક વખતે કંપનીથી ના ચાલે અને બે વખત કંપની આપવી પડે અને પછી બેસનામાં એ આવી જાય એટલે ઘરની અંદર જે અનુષ્ઠાન કરીએ એની અંદર ભાવોની આ રીતે હાનિ થાય ધર્મસ્થાનકની અંદર આવીને કરીએ તો ભાવોની વૃદ્ધિ થાય ધર્મસ્થાનકમાં આવીને ધર્મક્રિયા કરો એટલે એકને એક બે નથી થતા એકને એક અગિયાર થાય છે એકને બાજુમાં એક મૂકો એટલે અગિયાર થાય તારી કિંમત જે કર્મ નિર્જરાનું પ્રમાણ કે પુણ્ય બંધનું પ્રમાણ ઘણું વધી જાય ઘરમાં કરતા હોઈએ તો બેઠા બેઠા પણ કરી લે પણ જાહેરમાં આવે તેવા સમયે ઊભો થઈને પણ કરે તો એ રીતે કાયક્લેશ નામનો તપ કે એ પણ સચવાય એટલે ઘણો બધો ફરક એના દ્વારા પડે એટલે જે પણ અનુષ્ઠાનો કરીએ તે બધા સાથે મળીને એટલે આરતી આજકાલ બધા સાથે મળીને કરે છે તો એ સામુદાયિકી શુભ ક્રિયા કહેવાય એ આવી રીતે જે પણ શુભ ક્રિયાઓ હોય એ બધી સાથે મળીને કરવાની જેથી કરીને પુણ્ય બળ તે વધારે વધે એટલે સામુદાયિકી ક્રિયા પિજ્જ દોષે રિયા વહિયા અને પ્રેમિકી એટલે જીવ કે અજીવ ઉપર પ્રેમ કરે અને એના દ્વારા જે ક્રિયા થાય તે કારણ કે આપણો પ્રેમ એ રાગના કારણનો પ્રેમ છે અજીવ તરફનો પ્રેમ જળ પદાર્થ તરફનો પ્રેમ એ પણ રાગના કારણે છે દ્વેષી કી કોઈના ઉપર દ્વેષ કરે અને ઇન્દ્રિયાપથિકી એટલે ગમનાગમનની પ્રવૃત્તિ આ બધા દ્વારા આપણને કર્મ આવે છે એટલે આ બેતાલીસ પ્રકારે કર્મનો આશ્રવ થાય છે કર્મને આવવાનો માન સંબર એટલે આવતા કર્મને રોકવા તેને સંબર કહેવાય એ સંબરના ફિફ્ટી સેવન ઉપાયો છે સત્તાવન પ્રકારે સંબર થાય પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ પાંચ ને ત્રણ આઠ બાવીસ પરિષદ આઠ ને બાવીસ ત્રીસ દસ યતિ ધર્મ ચાલીસ બાર ભાવના બાવન અને પાંચ ચારિત્ર સત્તાવન બસ આ કર્મને રોકવાના ફિફ્ટી સેવન ઉપાયો છે કઈ રીતે કર્મને રોકવા તો કે જ્યારે પણ ચાલવું હોય ત્યારે જીવરક્ષાના પરિણામપૂર્વક જૈણાપૂર્વક ચાલવું તો એ પહેલો પ્રકાર ઇરિયા સમિતિ બોલવું હોય તો મુપત્તિનો ઉપયોગ રાખીને અને તેમાં પણ સાવધ્ય ભાષા ન બોલવી સામેના આત્માનું હિત થાય તેવું બોલવું એ બીજું આહાર વાપરવો હોય તો નિર્દોષ આહાર અને આપણા માટે નિર્દોષ એટલે જે અભક્ષ્ય ન હોવો જોઈએ અનંતકાય ન હોવો જોઈએ બાવીસ અભક્ષ્યો છે અને બત્રીસ અનંતકાય છે એ બાવીસ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાય વગરનો જે આહાર વાપરીએ એ આપણા માટે નિર્દોષ આહાર કહેવાય સાધુ સાધ્વીજી માટે એના નિમિત્તે બનેલું ન હોવું જોઈએ એમના નિમિત્તે બન્યું હોય તો એ ન વાપરી શકે એટલે આજ એટલા માટે એમ કેવું જોઈએ કે રસોડાની અંદર જ્યારે રસોઈ બનાવતા હો ત્યારે સાધુ સાધ્વીજીને યાદ કરવાના નહીં અને જમવા બેસો ત્યારે યાદ કર્યા વિના રહેવાનું નહીં જો રસોડામાં યાદ કરવા જાઓ તો એના નિમિત્તે કંઈક બનાવવાનું મન થઈ જાય એટલે જમતા પહેલાં ચોક્કસ યાદ કરવાનું કારણ કે આ આપણું જે પણ રસોઈ બની છે એ જો સુપાત્રદાનનો લાભ મળે તો કેટલું ઉત્તમ એટલે એ રીતે એને ચોક્કસ યાદ કરવાનું છે પણ રસોઈ બનાવતી વખતે યાદ કરવાનું નથી આજકાલ પાલિતાણાની અંદર મોટા ભાગે સાધુ સાધ્વીની ભક્તિ સ્પેશિયલ થતી હોય છે અને એને પણ બધી ઉપાશ્રયોમાં જઈ જઈને કહી આવે છે કે સાહેબજી ઓરવા માટે પધારજો અમે ભક્તિ રાખી છે આ એમના નિમિત્તનું થઈ ગયું જે સમયે જરૂર હતી એવા સમયે બરાબર હતું કે કરવાની જરૂર હતી પણ આજના દિવસે જેટલી ધર્મશાળાઓ છે એટલી ભોજનશાળાઓ છે જ્યાં જાય ત્યાં કને બધી જગ્યાએ નિર્દોષ ગોચરી મળે તેમ છે અને તેમ છતાં પણ આવી રીતના એક પાલિતાણામાં કર્યું હોય તો સો ગણો લાભ મળે એમ સમજીને લોકો ભક્તિના આવેશમાં આવી જઈ અને આવી રીતે ભક્તિ કરતા હોય છે પણ આ ભક્તિ ચોક્કસ કરવાની છે પણ ક્યાં જ્યાં જરૂર છે ત્યાં કને કરવાની છે નાનું ગામ હોય અને નાના ગામની અંદર મહાત્મા પધારે તો તેવા સમયે શ્રાવકનું એક કે બે જ ઘર હોય તો ત્યાં તને એના નિમિત્તે બનાવે તો પણ ચાલે અરિહંત સિદ્ધસુરી મહારાજ તમે નામ સાંભળ્યું હશે કેટલાય ટોવિયા છઠ કરીને સાત યાત્રાઓ કરી તપસ્વી પણ હતા ને બહુ સરળ હતા તો એ મહાત્મા એક દિવસે અમારા ગામમાં આવ્યા ખાલી એક જ ઘર મારો ભાઈ ત્યાં રહે બીજું કોઈ નહીં અને તે ખબર પડી ગઈ કે શ્રાવકનું એક જ ઘર છે જતાની સાથે આવતાની સાથે દર્શન કરીને સીધું ચોવીસ પચખાણ લઈ લીધું ચોવિયાર ઉપવાસનું કે ભાઈ મારે નિર્દોષ ગોચરી જોઈએ અહીં નિર્દોષ ગોચરી મને નહીં મળે પણ આવું ક્યાં સુધી ટકે આ તો ઉત્તમ મહાપુરુષ હતા એમણે એ રીતે કહ્યું પણ જેટલા પણ વિહારના ગામો છે બધાની હાલત આજે આ જ છે કારણ કે મોટા ભાગના લોકો શહેરમાં જઈને રહ્યા છે ગામડામાં એક કે બે જ ઘર હોય એટલે ત્યાં તો સાધુ સાધ્વીજી માટે બનાવવું જ પડે ત્યાં આપણે એમ કહીએ કે નહીં એ મારા સાહેબને દોષ લાગે તો એ ના ચાલે કારણ કે કાં તો પછી આપણે ત્યાં જઈને રહેવું જોઈએ જો આપણે જો ન રહીએ તો એના નિમિત્તે પણ આપણે બનાવવું જોઈએ એ ત્યાં દોષ બહુ અલ્પ છે ભલે નથી એમ નથી પણ અલ્પ છે એટલે એ રીતે દરેક જગ્યાએ ઉપયોગ રાખવાનો ક્યાં શું જરૂર છે એનું ધ્યાન રાખવાનું આદાન નિક્ષેપ કોઈ પણ વસ્તુ લેવી કે મૂકવી હોય તો પૂંજી પ્રમાણજીને લેવી અને કદાચ ચરોડો હાથમાં ન હોય તો દ્રષ્ટિથી જોવું ક્યાંય અહીં કને કોઈ કીડી આવી તો નથી ને આ મોબાઈલ મૂકતા પહેલાં એ જોઈને પછી મૂકો એમ કોઈ પણ વસ્તુ ક્યાંય મૂકવી હોય તો પહેલાં દ્રષ્ટિથી નિરીક્ષણ કરી લેવાનું અને પછી જ મૂકવાની એના વિના નહીં મૂકવાની એ પણ આવતા કર્મને રોકવાનો એક ઉપાય છે ઠંડી માતૃ એ એવી જગ્યાએ જવું કે અડતાલીસ મિનિટમાં સુકાઈ જાય એ બાબતમાં આપણે કાંઈ કરી શકીએ તેમ નથી તો ત્યાં એ બાબતમાં આપણને કર્મનો આશ્રવ સતત થયા કરે છે એટલે પારિષ્ટાપનિકા સમિતિ આપણે કહીએ છીએ મનથી આર્ત ધ્યાન કરીએ ચિંતા કરીએ તો એ મનગુપ્તિનો ભંગ કર્યો કહેવાય અને એનાથી કર્મ આવે જ્યારે આપણે તો આવતા કર્મને રોકવા છે જો રોકવા હોય તો મનને ધર્મ ધ્યાનમાં જોડવાનું ચારેય પ્રકારના ધર્મ ધ્યાનની અંદર મન રોકાઈ જાય વચન ગુપ્તિ એટલે સંપૂર્ણ મૌન રાખવું બોલવું જ નહીં ભાષા સમિતિ એટલે અપવાદે બોલવું જેમ તમે નેશનલ હાઈવે ઉપર જતા હો પણ નેશનલ હાઈવે ઉપર જતા જ્યાં ડાયવર્ઝન આવે ત્યાં કને ગાડીનો વળાંક લેવો પડે છે કારણ કે ત્યાં કામ ચાલે છે એટલે ડાયવર્ઝન છે પણ પાછા રોડ ઉપર જ આવી જઈએ છીએ પણ એટલે રોડ ઉપર ચાલવું એ ઉત્સર્ગ છે ડાયવર્ઝન લેવું એ અપવાદ છે વચનગુપ્તિનું પાલન કરવું એ ઉત્સર્ગ છે ભાષા સમિતિનું પાલન એ અપવાદ છે જરૂર પડી બોલવાની તો આવી રીતે હિતમિત અને પથ્ય બોલવું જ્યારે શક્ય હોય ત્યાં સુધી મૌન જ રહેવું બોલવું જ નહીં મૌન રહેવાથી શક્તિનો વિકાસ વધારે થાય આપણા દરેક અરિહંત પરમાત્માઓ છદ્મસ્ત અવસ્થામાં સંપૂર્ણ મૌન રહે છે ભગવાન મહાવીર બુદ્ધ બુદ્ધ ચંડકોશિયા સાડા બાર વર્ષમાં આટલું બોલ્યા એક કોઈ બોલે નહીં ભગવાન ઋષભદેવનો એક હજાર વર્ષનો છદ્મસ્તકાર પણ હજાર વર્ષ સુધી મૌન એક પણ શબ્દ એક હજાર વર્ષમાં પણ બોલ્યા નથી એટલે જો શબ્દની તાકાત વધારવી હોય તો વધારે મૌન રહેવાનું બોલો કોની વાત લોકો સાંભળે જે ક્યારેક જ બોલતો હોય જરૂર પૂરતું બોલતો હોય એની વાત લોકો માને પણ જેનો બોલ બોલ કરવાનો સ્વભાવ હોય એને કોઈ માને નહીં એની વાતને કોઈ ગણકારે નહીં એટલે હંમેશા બહુ ઓછું બોલવું જરૂર જેટલું જ બોલવું તે વચન વચનગુપ્તિ એટલે વચનગુપ્તિ મૌન ભાષા સમિતિ એટલે જરૂર પૂરતું બોલવું અને કાય કાયગુપ્તિ એટલે કાયા દ્વારા જૈનાનું પાલન અજૈનાથી અટકાવવું એટલે આ રીતે આઠ થયા પછી બાવીસ પરિષદ તો બાવીસ પરીક્ષા એટલે કકડીને ભૂખ લાગી હોય તો પણ અભક્ષ્ય ન ખાવું સાધુ સાધ્વીજી માટે કે એમને સંપૂર્ણ નિર્દોષ મળે તો જ વાપરવું નહીતર ન વાપરવું જ્યારે આપણા માટે આપણે અભક્ષ્ય નહીં વાપરવું ચાલો ભાઈ એમ કંઈ નથી મળતું હવે શું કરીએ એમ કરીને પછી બટાટાનું શાક ખાઈ લે તો એ પરીક્ષાનો વિજય કર્યો ન કહેવાય પરીક્ષા ઉપર વિજય ત્યારે કહેવાય કે એ દુઃખને તમે ક્ષમતાપૂર્વક સહન કરો તો પરીક્ષાને સહન કર્યો કહેવાય અને એનાથી કર્મની નિર્જરા પણ થાય અને આવતા કર્મો અટકે પણ ખરા કર્મની નિર્જરા એ કારણે કે તમે ભૂખનું દુઃખ સહન કર્યું એટલે કાય ક્લેશ કર્યો કાય ક્લેશ એ તપ છે અને તપથી નિર્જરા એટલે એ દ્રષ્ટિએ નિર્જરા અને આવતા કર્મો રોકાઈ ગયા પણ અહીંયા તને આવતા કર્મો રોકાય છે તેનો અર્થ એ અશુભ કર્મો રોકાય છે કારણ કે સર્વ સંબર ભાવ એ તો છેક ચૌદમાં ગુણસ્થાન કે છે અત્યારે સિમંદર સ્વામી ભગવાનને પણ સંપૂર્ણ સંવર નથી એમને પણ દરેક સમયે સાતા વિદનીય નામનું કર્મ આવે છે એટલે સર્વ સંવર એ આજના સમયમાં ન હોય અહીં સંવરનો અર્થ આપણે એ કરવાનો કે આવતા અશુભ કર્મને રોકવા એનું નામ સંવર તો ભૂખના દુઃખને ક્ષમતાપૂર્વક સહન કરવું તો એ કર્મ રોકાય તરસના દુઃખને ક્ષમતાપૂર્વક સહન કરવું એ બીજો પરિસર પીપાસા પરિસર એના ઉપર આપણે વિજય પ્રાપ્ત કર્યો કહેવાય પણ તરસ લાગી હોય અને ચોખ્ખું પાણી એ ન મળે તો એવા સમયે એ સેવન પી લે તો એને એ પરિસર ઉપર વિજય પ્રાપ્ત કર્યો ન કહેવાય કારણ કે જે અભક્ષ્ય પીણું છે એનો આશ્રય લઈ લીધો એનો આશ્રય આપણે નથી લેવાનો જ્યારે ઉકાળેલું પાણી હોય તો શ્રેષ્ઠ એ ન હોય તો છેવટે માટલાનું પાણી પણ એનાથી આગળ બરફ આદિનો ઉપયોગ આપણે કરવાનો હોતો નથી એટલે આ રીતે બીજો પીપાશા પરિષદ શીત પરિષદ તમે બધા બહુ સહન કરો છો શીત ઠંડી કેટલો કેટલું સહન કરવાનું આવે છે પણ જો ક્ષમતાપૂર્વક સહન કરીએ તો કર્મની નિર્જરા થાય પણ એના બદલે આ વેધર ક્યારે સુધરશે એવો વિચાર આવે તો એ પરિસર ઉપર વિજય પ્રાપ્ત ન થાય એટલે શીત આ પણ પરિસર છે ઠંડી લાગવી મહાપુરુષોને તો ઠંડી લાગે તો પણ બધા કાયોસર્ગ કડકડતી ઠંડીમાં પણ ઉપર ખેસ રાખ્યા વિના એમને એમ કરતા હોય છે જ્યારે આપણા માટે ગમે તેવી ઠંડી વગેરે હોય તો પણ એ કપડાને એકદમ ઢાંકીને બેસી જઈએ અને પ્રતિક્રમણાદી ક્રિયાઓ કરીએ તેવી રીતે નહીં પણ કાયાને કષ્ટ પડે તે રીતે ઉપરનું શરીર ખુલ્લું રાખીને અમુક આરાધનાઓ પુરુષોને કરવાની હોય તો તે રીતે આરાધના કરવાની એટલે ગમે તેવી ઠંડીમાં પણ બીજી કોઈ માતમાં તો બીજી કોઈ અપેક્ષા ન રાખે કે મને તાપણું મળે તો સારું કે વધારે ઓઢવા ના મળે એ પણ વિચાર એ કદાપી ન કરે અને આપણે તો ઠંડીના રક્ષણ માટે કેટલું બધું રાખીએ છીએ એ ચાલો એનો પણ વાંધો નથી પણ એના માટે દુર્ધ્યાન ન થવું જોઈએ વેધર માટેના આપણે રોજ અહીં બધાની ટેવ પડી ગઈ છે મોબાઈલમાં જોઈ લઈએ છીએ કે ભાઈ આ અઠવાડિયા સુધીનું વેધર કેવું છે એ જોઈએ છે અને એના કારણે પણ કર્મનો આશ્રવ થાય છે કારણ કે તો પ્રકૃતિ છે પ્રકૃતિ એનું કામ કરશે પ્રકૃતિમાં આપણે કાંઈ કરી શકવાના નથી આપણે જે રક્ષણ આપણું કરવાનું છે એ રીતે કરી લેવાનું અને જો રક્ષણ ન કરે ને ક્ષમતાપૂર્વક સહન કરે તો નિર્જરા થાય ઉષ્ણ પરિસર એટલે ગમે તેવી ગરમી હોય તો એ પંખા એર કન્ડિશન એની ઈચ્છા ન રાખે એટલે એ રીતે ગરમીને પણ ક્ષમતાપૂર્વક સહન કરવાની છે જ્યારે પણ ગરમીના દિવસો આવે તેવા સમયે એર કન્ડિશન ચાલુ કરીને કેવી રીતે નથી બેસવાનું અને એનું કારણ એ છે કે જો આપણે આટલું પણ સહન નહીં કરીએ તો વિચારો મરણ વખતે કેવી ભયાનક વેદના હશે અને જો ઠંડી ગરમી પણ આપણે સહન ન કરી શકીએ તો પછી એ સમયે આપણી સમાધિ કઈ રીતે ટકશે અને સમાધિ નહીં ટકે તો આત્માને દુર્ગતિમાં જવું પડશે એટલે એના કરતાં ગમે તેટલી આપણી પાસે વ્યવસ્થા હોય આપણે ગમે તેટલા સુખી સંપન્ન હોઈએ તો પણ સહન કરવાની ટેવ બધાએ પાડવી જોઈએ ક્ષમતાપૂર્વક એ પણ ક્ષમતાપૂર્વક સહન એ કરવું જોઈએ એટલે એ ઉષ્ણા પરીક્ષા કહેવાય ભાઈ દંશ એટલે મચ્છરનો ઉપદ્રવ હોય તો મચ્છરને દૂર કરવા માટે ધુમાડા કરે ગુડ નાઇટની ટેબ્લેટો લગાવે તો એ બધો દંશ પરીક્ષા ઉપર વિજય પ્રાપ્ત કર્યો ન કહેવાય એ આવે તો એને ક્ષમતાથી સહન કરવાનું છે એ જીવનો એ ખોરાક છે લઈને કેટલું રહેશે ઓલો ડૉક્ટર આપણી પાસેથી ઓલું બ્લડ લે એ તો આખી કેટલું બધું લઈ લે છે અને આ તો કેટલો લેવાનો છે લઈ લઈને તોય આપણને એના તરફ એ દુર્ગંધા થાય છે એને દૂર કરવાની આપણે ઈચ્છા કરીએ છીએ મહાત્માઓને તો રોજ નવા ઉપવાસ થયો અને તમને ખબર છે ઇન્ડિયામાં તો કેવી ગંદકીને બધું હોય કેવા મચ્છરો હોય પણ બધા મચ્છરોને પ્રસન્નતાપૂર્વક સહન કરે પાટણની અંદર એક સાત્વિકી ભગવાન ખૂબ વૃદ્ધ હતા ગયા જોયું મચ્છરોનો ભયાનક ઉપદ્રવ હતો એટલે એનો મચ્છરદાની ઓરવા માટે સમજાવ્યું ના પાડી દીધી મચ્છરદાની અમે નહીં ઓરીએ કેમ કારણ શું તો કંઈ નહીં આટલું પડી લેહણ પણ મારાથી થતું નથી હવે સવાર સાંજ વળી પાછું આનું પડી લેહણ આ નવી લપ ક્યાં ઊભી કરવાની એના કરતાં આટલું હું સહન કરીશ એટલે આજના દિવસે પણ આવા મહાપુરુષો છે ત્યાં કને એક મહાત્મા મુંબઈની અંદર છે જે મહાત્મા દસ વર્ષ પહેલાં એક ઘરે પાણી ઓરવા માટે ગયા હતા અને તે સમયે દસ પ્રશ્નો પૂછીને પણ પાણી ન ઓર્યું પછી દસ વર્ષ પછી ઓલા ભાઈ અશોકભાઈ કરીને છે ગયા વિનંતી કરી ઘરે પધારવા માટે ઘરે ગયા ત્યાં રસ્તામાં વાત કરી કે ભાઈ તમે પહેલાં દસ સવાલ પૂછ્યા ને મારા ઘરેથી પાણી ઓર્યા વગર કેમ ગયા હતા એ કે ભાઈ મેં શું પૂછ્યું હતું એણે કહ્યું કે પાણી કોણ પીએ છે ઉકાળેલું કેટલું વધે છે વધેલા પાણીનું તમે શું કરો છો આવા બધા પ્રશ્નો પૂછેલા એટલે વધેલું પાણી અમારા ઘરની અંદર વાપરી જાય છે અમે ફેંકી નથી દેતા બસ એટલે જ અમે નથી હોતું કારણ કે તમે જો અમે ઓરીને જઈએ તો પાછળવાળાને જે ઉકાળેલું પાણી પીવાનો એટલો લાભ મળવો જોઈએ એ ન મળે એટલા માટે અમે ઓર્યા વિના ચાલ્યા ગયા એટલે આવા પણ આત્માઓ આજના દિવસે પણ આવા ઉત્તમ જીવો છે એટલે આપણે આ દંશ પરીક્ષા એ આ કહેવાય અચેલક પરિસર અચેલકનો અર્થ વસ્ત્ર રહિત પણ થાય આપણે અહીંયા વસ્ત્ર રહિત એટલે ઘણી વખત ઓછા વસ્ત્રો હોય તોય આપણે જ્યારે કપડાં સીવડાવવા માટે ટેલર પાસે જઈએ ત્યારે ભાઈ જલ્દી આપજે મારી પાસે પહેરવા કપડાં નથી અને કપડાં પહેરીને જ માપ આપવા ગયો હોય એમને માપ આપવા ગયો નથી એટલે એમ અચેલકનો અર્થ એ થાય કે વસ્ત્ર રહિત પણ તો વસ્ત્ર રહિત એટલે શું તો વસ્ત્ર રહિત એટલે અલ્પ મૂલ્યવાળા વસ્ત્રો જે વસ્ત્રમાં મમત્વ ભાવ ઉત્પન્ન ન થાય એવા વસ્ત્રો તો મહાત્માઓએ એવા વસ્ત્રો કે જે બહુ ભારે વસ્ત્રો એમને પહેરવાના નથી કોઈ આચાર્ય હોય તો એ જુદી વાત છે એને શાસનની પ્રભાવના કરવાની છે અને શાસન પ્રભાવના માટે એ યોગ્ય છે પણ બધા મહાત્માઓએ એવા કપડાં પહેરીને નથી મૂકતા નહીંતર એના બ્રહ્મચર્ય ગુણની અંદર પણ બાધા પહોંચે એટલા માટે અલ્પ વસ્ત્ર રાખવા અથવા ઓછા મૂલ્યવાળા વસ્ત્ર રાખવા પણ વધારે કિંમતી વસ્ત્રો નહીં રાખવા આપણા માટે પણ મેચિંગ ના પહેરવું આપણે બધા મેચિંગ પહેરીને નીકળીએ છીએ તો એ એ પણ કર્મના આશ્રમનું કારણ છે જે મેચિંગ પહેરાય ખાવામાં મેચિંગ જોઈએ ગુલાબ જાંબુ હોય તો આ ફરસાણ જોઈએ અને રસગુલ્લા હોય તો આ ફરસાણ જોઈએ એવું ના જોઈએ આ બધું ખાવાનું મેચિંગ દાળની જોડે ભાતની જોડે દાળ જોઈએ કે કઢી જોઈએ આ પણ મેચિંગ છે અભય શેખર સુરી મહારાજ આજે પણ આહાર એવી રીતે કરે કે રોટલી તો એકલી રોટલી જ રોટલીની જોડે કંઈ નહીં વાપરવાનું ભાત તો માત્ર ભાત ભાતની જોડે કંઈ સંયોજન નહીં કરવાનું સંયોજન કર્યા વગર જ વસ્તુ વાપરે બરાબર આ રીતે આપણે પણ એ રીતે કારણ કે સંયોજન કરીએ છીએ એટલે રાગ થાય છે દાળ ભાત ખાઈએ એટલે સ્વાદ આવે છે સ્વાદ આવવાના કારણે આપણે રાજી થઈએ છીએ કર્મ વધારે બંધાય છે આ કપડાં મેચિંગ પહેરીએ એટલે રાગનું કારણ બને છે એટલે એ પણ કરવાનું નથી એને પણ કર્મનો આશ્રવ એટલે એનાથી પણ કર્મ આવે પણ આપણે તો કર્મને રોકવા છે તો રોકવા માટે શું તો કે અલ્પ મૂલ્યવાળા કેવા વસ્ત્રો પહેરવા અરતિ એટલે ઉદ્વેગ ન થાય ક્યાંય પણ જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં પ્રસન્નતાથી રહે જેવું હશે ત્યાં ચાલશે ભાવશે ગમશે ફાવશે બસ આ એનો જીવન મંત્ર હોવો જોઈએ આના સિવાય એને નહીતર ઉદ્વેગ થશે પોતાને જે રીતે પોતે જે વ્યવસ્થામાં જીવે છે એ વ્યવસ્થા એને નહીં મળે તો ઉદ્વેગ થશે અને ઉદ્વેગથી પણ કર્મનો આશ્રવ થશે એટલે ગમે તે પરિસ્થિતિની અંદર પ્રસન્નતાપૂર્વક રહેવું તો અરતી પરીક્ષાનો વિજય કર્યો કહેવાય અને સ્ત્રી પરીક્ષા આ અનુકૂળ પરીક્ષા છે પ્રતિકૂળ પરીક્ષા કરતાં પણ અનુકૂળ પરીક્ષા વધારે ખતરનાક છે બાવીસ પરીક્ષામાં ત્રણ અનુકૂળ પરીક્ષા છે સ્ત્રી પરીક્ષા પ્રજ્ઞા પરીક્ષા અને સત્કાર પરીક્ષા આ ત્રણ અનુકૂળ છે સ્ત્રી પરીક્ષા એટલે વિજાતીય તત્વ એ વિજાતીય તત્વની સામે જોતા જ મનની અંદર વિકૃતિના ભાવો કે ઉત્પન્ન થવાની શક્યતા છે માટે એવી શક્યતામાં પણ રહેવાનું નથી એટલે એવા ક્ષેત્રની અંદર જ રહેવાનું કે જ્યાં તને સંયોગ જ ન થાય કોઈ આવે જ નહીં તે રીતે પોતાની સાધના કરે અને છેવટે ક્યાંય વંદન વગેરે કરવા માટે પણ વિજાતીય તત્વ આવે તો દ્રષ્ટિ ઊંચી ન કરે કલાપૂર્ણ સૂરી મહારાજ એમણે તો સાથે દીક્ષા લીધેલી પતિ પત્ની બે દીકરાઓ સાસુ સસરા શાળા આ બધાની દીક્ષા સાથે થઈ ગઈ પણ એ દીક્ષા પછી જ્યાં સુધી કલાપૂર્ણ સૂરી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા ત્યાં સુધી એમના શ્રાવિકા મહારાજ પણ હતા જ પણ જ્યારે વંદન કરવા જાય આમ દ્રષ્ટિ જ ઊંચી નહીં કરવાની બસ દ્રષ્ટિ જ નીચે ઊંચે દ્રષ્ટિ જ નહીં એટલે આ રીતનું એ જોઈએ સ્ત્રી પરીક્ષા ઉપર વિજય પ્રાપ્ત કરવો એ દુષ્કર છે સ્થુલીભદ્રજી જેવા કોઈક જ મહાપુરુષ એવા હોય કે આ પરીક્ષામાંથી હેમખેમ પસાર થઈ જાય ચોરાસી ચોરાસી ચોવીસી સુધી જેનું નામ આ કારણે અમર રહેવાનું છે આવા મહાપુરુષો ભાગ્યે જ મળે પણ આ મહાપુરુષ પણ એકમાં નહીં તો બીજામાં ફસાઈ ગયા સ્ત્રી પરીક્ષામાં થેમ પસાર થઈ ગયા પણ પ્રજ્ઞા પરીક્ષામાં ફસાઈ ગયા પ્રજ્ઞા એટલે બુદ્ધિ બહુ બુદ્ધિશાળી એટલે સ્તુલીભદ્રજી બહુ બુદ્ધિશાળી હતા ભણવા માટે રોકાયા હતા અને જેવી બહેનો વંદન કરવા આવી એટલે અહંકાર આવી ગયો અને સિંહનું રૂપ ધારણ કરીને બેસી ગયા બહેનોને બતાવું કે મારી પાસે કેવી શક્તિ છે બસ એટલે જ્ઞાનનો અપચો થયો જ્ઞાનનું અજીર્ણ થયું એટલે એક પરીક્ષા સ્ત્રી પરીક્ષામાંથી પસાર થઈ ગયા પણ પ્રજ્ઞા પરિષદે એમને ફસાવી દીધા એટલે બહુ બુદ્ધિશાળી હોવું એ પણ એક પ્રકારનો પરિસર છે કારણ કે લોકો વારંવાર પૂછવા આવે તો તેવા સમયે કંટાળો નહીં આવવો જોઈએ વકીલોને કે એને તો ક્યાંય કંટાળો ના આવે કારણ કે એને તો આ મળવાના છે જેટલો આવે મિનિટ ઉપર મળે છે વકીલોને એટલે એ લોકોને ક્યાંય કંટાળો નથી આવતો પણ ધાર્મિક બાબતમાં ઘણી વખત કોઈ કંટાળે કે ભાઈ વારંવાર પૂછ્યા કરે છે આના કરતાં ન ભણ્યો હોત તો સારું હતું આવા વિચાર પણ આ માસ્તુસ મુનિને પૂર્વ ભાવમાં આવો વિચાર આવી ગયો અને એના કારણે એમને બાર વર્ષ સુધી મા રૂસ મા તુષ આટલું પણ યાદ ન એટલે જ્યારે પણ કોઈ પૂછવા આવે તો તેવા સમયે પણ પ્રસન્નતાપૂર્વક જવાબ આપવા કોઈને પણ મોઢું બગાડીને કે મનની અંદર ઉદ્વેગ લાગીને એવી રીતે નહીં ગમે તેવા કામો હોય ભલે કદાચ તે દિવસે સમય નથી તો પછીથી તમે જ્યારે સમય હોય તેવા સમયે જરા પૂછી લેજો અથવા ફોનથી પૂછી લેજો કે એ રીતે એ કરી શકાય એટલે આ અનુકૂળ પરીક્ષા કહેવાય રહીત થયો ચર્યા એટલે ચર્યા પરીક્ષા ચર્યા પરીક્ષા એટલે વિહાર પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને નવકલ્પી વિહાર કરવાનો હોય નવકલ્પી એટલે આઠ મહિનાના આઠ અને ચોમાસાના ચાર મહિનાનો એક એમ નવ વિહાર કમ્પલસરી કરવાના હોય કોઈ પણ કારણસર તબિયત વગેરેના કારણે વિહાર ન કરી શકે તો ઉપાશ્રય બદલાવી નાખે ઉપાશ્રય પણ ન બદલાવે તો પાઠ પોતાની જે દિશામાં હોય એને બીજી દિશામાં લઈ જાય એ પણ શક્ય ન હોય તો પાઠને માત્ર થોડી ખસેડી દે પણ એ રીતે પણ એને સાચવવાનું જેમ આપણે પ્રતિક્રમણ કરીએ તો પ્રતિક્રમણ વખતે કટાક્ષનું ન હોવું જોઈએ પણ તેમ છતાંય આપણે કટાશનું રાખીએ છીએ એ આપણો પ્રમાદ છે કારણ કે આપણે બેસીને કરવું છે એટલે કટાક્ષનાની જરૂર છે જેને બેસવું નથી એને કટાક્ષનાની જરૂર નથી તો એને શું કરવાનું તો એને પ્રતિકા એની થોડીક જે છેડો છે એને વાળી દેવાનો એટલે ભાવ એક ભાવ રહે કે આ કટાશનું મારે વાપરવાનું નથી હું વાપરું છું એ મારો પ્રમાદ છે આ કટાશનું ક્યારે નીકળી જાય હું ક્યારે અપ્રમત્ત ભાવથી આ આરાધના કરું આ ક્રિયા કરું એવા પ્રકારનો ભાવ તેવા સમયે આપણે લાવવાનો છે એટલે આ ચર્યા પરિસર નિષદ્યા પરિસર એટલે સ્મશાન જેવા જે નિર્જન સ્થાનો હોય ત્યાં જઈને કાયોસર્ગ ધ્યાનમાં મહાત્મા રહેલા હોય અને તેવા સમયે પણ કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ થાય તો તેવા સમયે પણ એને દૂર કરવાની ઈચ્છા સુદ્ધા ન કરે સુકોષણ મુનિ આખું વાઘણ આવીને આખું શરીર ખાઈ ગયું અને તેમ છતાંય એમને ક્યાંય દુર્ભાવ કે આવું કાંઈ થયું નથી તો એ રીતે આ પરીક્ષા ઉપર આ રીતે વિજય પ્રાપ્ત કરવાનો સિજ્જા એટલે સૈયા સૈયા આજ તો આપણે ત્યાં તો દંડોકની ગાડીઓ આવી ગાદી આવી ગઈ પણ મહાત્માઓને પણ ઉપાશ્રયો હવે સારા થઈ ગયા પહેલાં તો જમીન ઊંચે નીચે હોય અને એના ઉપર સંથારો કરવાનો હોય તો એવા સમયે કેટલીક વખત સારું ન પણ મળે તો એ ઉદ્વેગ નહીં કરવાનો અને સારું મળે તો રાગ નહીં કરવાનો એટલે એ રીતે સૈયાની બાબતમાં પછી આક્રોશ આક્રોશ એટલે કોઈના ઉપર ગુસ્સો નથી કરવાનો અથવા કોઈ ગુસ્સો કરી અને કદાચ કંઈ બોલે તો તેવા સમયે એમ વિચારે કે માત્ર બોલે છે બીજું તો કંઈ નથી કરતો ને અને કદાચ કોઈ લાકડીનો પ્રહાર કરે તો એમ કે કે તો માત્ર લાકડી જ મારે છે મારા જીવ તો નથી લેતો ને અને કદાચ જીવ લે વધ પરિસા એના પછીનો કે કદાચ જીવ લે તો પણ મારા દ્રવ્ય પ્રાણો લે છે મારા ભાવ પ્રાણોને તો કોઈ નુકસાન નથી પહોંચાડી શકતું એટલે એ રીતે પણ ક્ષમતા રાખે ખંદક સુરીના પાંચસો શિષ્યો ગાણીમાં પીલાતા પીલાતા પણ પીલનાર તરફ એમને દ્વેષ ભાવ ઊભો થયો નથી એમને વધ પરિસહને પ્રસન્નતાપૂર્વક સહન કર્યો તો બધા કેવલી થઈને મોક્ષે ગયા છે એક એમના ગુરુને છોડીને બોલો શિષ્યો બધા મોક્ષમાં અને ગુરુ અટકી ગયા ગુરુ કેમ અટકી ગયા કારણ કે એને બાલમુનિ તરફ રાગ હતો આને નહીં પેલા મને પીલો પછી છેલ્લે એની એનો નંબર તો ઓલાને તો વધારે જ હેરાન કરવાતા એટલે વધારે હેરાન તો જ થાય બાલમુનિને એની સામે પીલ્યા અને તે સમયે આમને કસાય ઉત્પન્ન થઈ ગયો અને એના કારણે એ મોક્ષે ના ગયા બાકીના બધા શિષ્યો પીલાતા પીલાતા પણ મોક્ષે ગયા તો આ વધ પરિસર એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો કહેવાય યાચના પરિસર પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને એક વસ્તુની પણ જરૂર હોય તો એ શ્રાવક પાસેથી માગીને લેવાની છે વસ્તુ પડી હોય તો એને એમને ઉપયોગ નથી કરવાનો શ્રાવક જ્યારે રજા આપે ત્યારે ઉપયોગ કરી શકે ઉપાશ્રયમાં પ્રવેશ કરતા પહેલા પણ શ્રાવક જ્યારે કે વાપરવો ત્યાર પછી ઉપાશ્રયમાં પ્રવેશ કરે અને ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા પછી એ પાટ પાટલા એમને એમ ન વાપરે જ્યારે શ્રાવક કહે કે તમે આટલું વાપરજો ત્યારે એ વાપરે હવે એ જગ્યા ઉપરાંતનો પાટલો જોઈતો હોય તો વળી પાછું શ્રાવકને પૂછવું પડે કે આ મેં વાપરીએ એ હા પાડે તો વાપરવાનું ઘાસનું તણકનું પણ જોઈએ તો પણ માગીને લેવાનું છે પછી એમ વિચારે કે હું તો આટલા શ્રીમંત ઘરનો અને આવું કેમ માગું તો એ ત્યાં માગવા માટે શરમ છોડી દેવાની છે નહીતર પરિગ્રહી થઈ જાય જો એ ન હોય તો એક સ્ટોક રાખી મૂકે તો એ તો વધારે મોટું પાક છે એના કરતાં જ્યારે જરૂર હોય એવા સમયે એ લઈ લે એટલે અક્કો સહજ આયના અલાભ અલાભ એટલે લાભાંતરાય કર્મનો પોતાનો ઉદય હોય આપણા માટે પણ પૈસા કમાવા ગયા ઘણી મહેનત કરી એમ લાગ્યું કે હમણાં આ સોદો થઈ જશે અને કોઈ બીજો કોઈ એ ગ્રાહકને લઈ ગયો અને આપણો સોદો ન થયો તો તેવા સમયે વિચારવાનું મારો લાભાંતરાય કર્મનો ઉદય છે માટે આવું બન્યું છે પણ ઓલા ગ્રાહક ઉપર ગુસ્સો નહીં કાઢવાનો મનની અંદર પણ એના તરફ દ્વેષ ભાવ નહીં લાવવાનો આટલી મહેનત કરી અને કાંઈ લીધું નહીં એમને એમ ચાલ્યો ગયો એ વિચાર આપણાથી ન કરાય એટલે આપણો લાભ એમ મહાત્મા પણ ગોચરી ઓરવા જાય અને ક્યાંય સૂચતો આહાર ન મળે ને ખાલી પાત્રે પાછા આવે તો વિચારે મારો લાભાંતરાય ભોગાંતરાય એ બધા કર્મનો ઉદય છે માટે પ્રાપ્ત નથી કોઈ શ્રાવક એની પાસે વસ્તુ મંગાવી હોય પણ પેલો શ્રાવક કંઈ કામમાં ભૂલી જાય ન લાવી શકે આવું પણ બને શ્રાવકનો આશય તો એમ હોય કે મારે ભક્તિથી લાભ લેવો છે પણ કોઈ એવા કામમાં રોકાઈ ગયો અને મહાત્માને ઉતાવળ હોય તો તેવા સમયે પણ મહાત્માથી દુર્ધ્યાન ન કરાય કે આ શ્રાવક જો આટલું કીધું તોય હજુ લઈને આવ્યા નથી એવો વિચાર ન કરાય એવો વિચાર કરે ત્યાં એમને એવી મારો લાભાંતરાય કરવાનો ઉદય છે માટે હું કોઈને કહું છું તો પણ મને કોઈ આપતું નથી એટલે દરેક બાબતમાં આ રીતે આપણે સમાધાન કરવાનું છે કે જ્યાં પણ લાભ ન થાય ત્યાં વિચારવાનું છે કે આમાં દોષિત કોઈ જ નથી કોઈ મારું પોતાનું લાભાંતરાય નામનું કર્મ એના કારણે આ રીતે બની રહ્યું છે એમ રોગ પરીક્ષા શરીરમાં જો રોગ આવી જાય તો રોગને દૂર કરવાની પહેલાં તો ચિંતા જ ન કરે રોગને ક્ષમતા ભાવપૂર્વક સહન કરે પણ ધારો કે એના મનની અંદર એવો ભાવ આવે કે જો રોગ દૂર થઈ જાય તો મારી આરાધના સારી કરી શકું તો રોગને દૂર કરવા માટે પણ શાસ્ત્રમાં જે ચિકિત્સા બતાવી છે એ ચિકિત્સા જ કરે એમાં અભક્ષ્ય આદિનું સેવન એની અંદર ન કરે તો એ રોગ પરીક્ષા ઉપર એને વિજય પ્રાપ્ત કર્યો છે એમ આપણા માટે પણ આપણા માટે પણ આ જ રીતે પછી ડૉક્ટરે ગાજરનો જ્યુસ પીવાનું કીધું ને આપણે પી લીધો તો એ રોગ પરીક્ષા ઉપર વિજય પ્રાપ્ત કર્યો ન કહેવાય તેવા સમયે જે થવાનું હશે તે થશે પણ આ દ્રવ્યોનો ઉપયોગ તો હું નહીં જ કરું એવી મક્કમતા જોઈએ એટલે રોગ પરીક્ષા તૃણ સ્પર્શ પરિસર પૂર્વકાળની અંદર સંથારા સૂકા ઘાસ ઉપર થતા હતા તો સૂકા ઘાસની અણીઓ લાગે તો એને પણ પ્રસન્નતાથી સહન કરે તો એને આ તૃણ સ્પર્શક પરીક્ષા કહેવાય પછી મલ પરીક્ષા શરીર ઉપર મેલ થઈ જાય તો પણ એને દૂર કરવાની ઈચ્છા સુદ્ધા ન કરે સ્નાન કરવાની ઈચ્છા ન કરે એને દૂર કરવાનો પ્રયત્ન પણ ન કરે પણ એમ સમજે કે શરીર બહારથી ભલે મલિન થતું હોય પણ અંદરથી મારો આત્મા વધારે ઉજળો થતો જાય છે એવા પ્રકારનો ભાવ તેવા સમયે મનની અંદર લાવે સત્કાર પરિષદ કોઈ સારામાં સારા સામૈયા કરે તો ગર્વ ન થાય જો કેટલા બધા લોકો આપણા સામૈયામાં હતા આટલા રૂપિયાનું સંત પૂજન થયું એવો કોઈ પણ પ્રકારનો ગર્વ મનમાં ન થવો જોઈએ જો એ ગર્વ થાય તો બીજા ભવોની અંદર એવું કર્મ ઉપાર્જન થાય કે કોઈ આપણને બોલાવે પણ નહીં એટલે સત્કાર થાય તેવા સમયે પણ મનમાં રાજી થવાનું નથી કોઈ આપણી પ્રશંસા કરે તોય રાજી થવાનું નથી કહેવત છે જીભ મીઠાશથી થાકે છે પણ કાન મીઠાશથી થાકતા નથી તને ભાવતી વસ્તુ કોઈ ગમે તેટલી આપે તો ના ભાઈ બસ હવે ઘણું થઈ ગયું ઘણું થઈ ગયું તમે ના પાડો છો પણ તો તમારી પ્રશંસા કોઈ કરે અડધા કલાક સુધી તો ભલે કરે કાંઈ વાંધો નહીં કલાક થાય તો એ વાંધો નહીં ને ચાર કલાક થાય તો એ વાંધો નહીં એટલે કાન મીઠાશથી નથી થાકતા એટલે સત્કાર એ હંમેશા આપણને બધાને ગમતો હોય છે કોઈ માન આપે હાથ જોડે કોઈ હાથ જોડે તેવા સમયે પણ મનમાં એ વિચારવાનું છે કે કે એ વ્યક્તિ મારામાં જે પાત્રતા જુએ છે હકીકતમાં મારામાં આવી કોઈ પાત્રતા જ નથી મારે પાત્રતા કેળવવાની છે એટલે એ મારા કરતાં ઘણા ઉત્તમ છે પણ એની અંદર ગુણાનું રાગ છે એટલે ગુણાનું રાગ હોવાના કારણે એ હાથ જોડે છે એ નમસ્કાર કરે છે પણ મારે તો એની પાત્રતા કેળવવાની છે દરેક વખતે આવો નમ્ર રહેવાનો અંદરથી એ ભાવ થવો જોઈએ કોઈ તપસ્વી પણ નમસ્કાર કરે તો હું તો રોજ નવકારથી કરું છું મારી તો લાયકાતે નથી કે એના નમસ્કાર જીવવાની પણ એવા સમયે આપણે એવો ભાવ વ્યક્ત કરવાનો છે હૃદયથી એ ભાવથી ભાવિત બનવાનું છે કે હું ક્યારે એ જે આશયથી નમસ્કાર કરે છે એ આશય હું ક્યારે એનો પૂર્ણ કરી શકું હું ક્યારે એવો એવી ઉત્તમતા મારે મારામાં ક્યારે આવે એવા પ્રકારનો ભાવ તેવા સમયે રાખવાનો અને હંમેશા પોતાને નીચેના સ્થાન ઉપર જ જોવાનું તો જ એ રીતે થાય નહીં તો સત્કાર પરીક્ષા એના ઉપર પણ વિજય પ્રાપ્ત કરવાનો છે સત્કાર પરિસા પન્ના એટલે પ્રજ્ઞા પરિસા પછી અજ્ઞાન પરિસા જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય ઘણી મહેનત કરો અને ગાથા આવડે જ નહીં તો ચોપડીને સાઈડ ઉપર નહીં મૂકી દેવાની તો પણ ભણવાનો પુરુષાર્થ સતત ચાલુ રાખવાનો એક વખતે કોઈ ભાઈ રત્ન સુંદર શ્રી મારસાહેબ પાસે ગયા કે બીજા કોઈની પાસે વાત થઈ હશે કદાચ મહાત્મા પાસે નહીં ગઈ હોય તો બીજા કોઈને કહ્યું કે આ મહાત્માનું પુસ્તક બહુ સારું છે ઓલા ભાઈએ કહ્યું કેમ તને આમાં કઈ વિશેષતા લાગી એવું છે ને મને શું ત્યારે ઊંઘ જ નથી આવતી જેવું આ પુસ્તક હાથમાં લઉં એટલે તરત જ ઊંઘ આવી જાય એટલે આવું ન હોવું જોઈએ આવું જો થઈ જાય તો જ્ઞાનાવર્ણીય કર્મ બનતા એટલે એનો ઊંઘવા માટે ઉપયોગ નથી કરવાનો એની અંદરથી સાર ગ્રહણ કરવાનો છે તો આપણા આત્માને લાભ થાય એટલે અજ્ઞાન પરીક્ષા એ છે ઘણી મહેનત કરીએ અને યાદ ન રહે તો પણ ભણવાનો પુરુષાર્થ છોડવાનો જે ભણતા હોય એને સહાય કર્યા કરવાની છેવટે એને બધી અનુકૂળતા કરી આપવાની એમ કરતા પણ જ્ઞાનાવરણીય કર્મ ખૂટે અને એ રીતે એ પરીક્ષા ઉપર વિજય પ્રાપ્ત કરવાનો માસ્તુસ મુનિએ એ પરીક્ષા ઉપર વિજય પ્રાપ્ત કર્યો આટલા વર્ષો મહેનત કરીને ના આવડ્યું તો એ પ્રયત્ન છોડ્યો નહીં અને છેવટે કેવલ જ્ઞાન સુધી પહોંચી ગયા એટલે એ અજ્ઞાન પરીક્ષા એના ઉપર પણ વિજય સમ્યક્ત્વ પરીક્ષા સમ્યક તો પરીક્ષા બોલો સુલસા એના સમ્યક દર્શનની પણ પરીક્ષા કરવા માટે ગર્ભવતી સાધ્વીને બતાવી કે આ સાધ્વી ગર્ભવતી છે કે સુલસા કે મારા ભગવાનની સાધ્વી કદાપી આ હોઈ શકે જ નહીં આવું દ્રઢ સંકિત હતું નિશ્ચળ સંકિત હતું એટલે એ ચલાયમાન ન થઈ પણ આપણા જેવા હોય તો આવું જોઈને નિંદા કરવા લાગી જાય એ પરિસ્થિતિ ઊભી થાય તો આ પણ એક પરિસર છે એના ઉપર પણ ભગવાનના વચનો બધા સંપૂર્ણ સત્ય જ છે એમાં કદાપી શંકા ન કરાય એવી દ્રઢ માન્યતા રહેવી જોઈએ એના બદલે જો એ થાય તો એ પરીક્ષા ઉપર પણ આપણો વિજય પ્રાપ્ત થયો ન કહેવાય એટલે આ રીતે બાવીસ પ્રકારના પરીક્ષાઓ ઉપર આપણે પણ વિજય પ્રાપ્ત કરવાનો છે ત્યાર પછી દસ પ્રકારનો યતિ ધર્મ એટલે ક્ષમા નમ્રતા સરળતા સંતોષ ખંતી મદ્દવ અજ્જવ મુક્તિ તવ એટલે તપ આ બધાનું વિવેચન નથી કરતો કારણ કે આપણે આજે બધું પૂરું કરવાનું સંયમ એટલે સત્તર પ્રકારના સંયમનું પાલન કરવું તો બ્રહ્મચર્ય એ પણ એક પ્રકારનો યતિ ધર્મ છે આ ગાથા પણ ખંતિ મદ્દવ અજ્જવ મુક્તિ તવ સંયમેય અબોધવ્ય સચ્ચમ સોવમ આ આકિંચનમ ચ સત્ય શૌચ એટલે પવિત્રતા અને આ આકિંચન્ય એટલે અપરિગ્રહ પણ એ સાધુ સાધ્વીજી ભગવંતો અત્યંત પવિત્ર છે કેમ પવિત્ર છે તો કે મન વચન અને કાયા ત્રણેયથી પવિત્ર છે મનથી કોઈ બાહ્ય ઉપાધિ નથી એટલે પવિત્ર છે વચનથી કદાપી સાવધ્ય ભાષા નથી બોલવાની એટલે પવિત્ર છે અને કાયા દ્વારા સતત જૈના ધર્મનું પાલન કરવાનું છે એટલે જે મન વચન કાયાથી પવિત્ર હોય એનો આત્મા અવશ્ય પવિત્ર હોય હોય ને હોય એટલે શૌચ ધર્મ આપણે પણ આપણા તપાસવાનું આપણે એ છે કે આપણે આટલા વર્ષોથી આરાધના કરીએ છીએ પણ આપણામાં આ દસ ગુણોનો વિકાસ થયો કે નહીં આ દસ એ જ મુખ્ય ધર્મ છે તમે જે સામાયિક આદિ ધર્મો કરો છો ક્રિયાઓ કરો છો એના દ્વારા મેળવવાનું શું છે આ દસ જો આ દસમાં ઉણપ છે તો આપણા ધર્મમાં ઉણપ હતી આજ દિવસ સુધી આપણે જે આરાધના કરી એ બધી આરાધના ઉણપવાળી હતી જો આ દસ આરાધના પાવરફુલ હતી આપણી આરાધનાઓ જો પાવરફુલ ત્યારે કહેવાય કે આ દસ ગુણોનો આત્મામાં વિકાસ થયો હોય કયા ક્ષમા વધતી જ જવી જોઈએ નુકસાન એક બાજુ વધતું જાય ક્ષમા વધતી જાય એ રીતે ક્ષમા નમ્રતા સરળતા સંતોષ ફરીથી બોલું છું તપ સંયમ સત્ય પવિત્રતા શૌચ એટલે પવિત્રતા અકિંચન્ય અને બ્રહ્મચર્ય બસ આ દસ ગુણોનો વિકાસ થાય આપણા પરીક્ષણ પૂરા થાય અને તરત જ દિગંબરોના શરૂ થાય અને એને દસ લક્ષણા પર્વ તરીકે ઓળખાય છે એ દસ લક્ષણા એટલે શું તો કે આ દસ ધર્મની આરાધના બસ એ આ દસ ધર્મ એના ઉપર વધારે પ્રધાનતા આપે છે આપણે પણ અહીંયા જ પ્રધાનતા તો અહીં આપવાની છે કારણ કે નિશ્ચય જે લક્ષ્ય છે એ લક્ષ્ય એ રાખવાનું છે કે આપણું ક્ષમા આદિ ગુણોનો વિકાસ થાય કારણ કે ચારિત્ર મોહનીય કર્મ ત્રુટે ક્ષમા નમ્રતા સરળતા સંતોષ આ ચાર ગુણ આવ્યા એટલે તમારી સોળ કર્મ પ્રકૃતિઓ ઢીલી પડી જાય ત્યારે આ ચાર ગુણ આવે એના વિના આ ગુણો આત્માની અંદર નથી આવતા એટલે એ રીતે એ પ્રાપ્ત કરવાનું ત્યાર પછી બાર ભાવના અનિત્ય બોલો આ બધું જ નાશવંત છે શરીર પણ નાશવંત છે એવી રીતે ઘર પણ નાશવંત છે પરિવાર પણ નાશવંત છે એવો વિચાર અશરણ દુઃખ અને મરણ વખતે આ દુનિયામાં કોઈ કોઈનું શરણ નથી કોઈ બચાવી શકે નહીં અબજો રૂપિયાની સંપત્તિ ભલે હોય પણ મરણ આવે તેવા સમયે એ પણ માયકાંગલો થઈ જાય ચક્રવર્તીને પણ રવાના થઈ જવું પડે ભલે સરખંડનું સામ્રાજ્ય હોય ઇન્દ્ર મહારાજાને પણ બધું છોડીને ત્યાંથી વિદાય લઈ લેવી પડે એટલે દુઃખ અને મરણ એ વખતે કોઈ કોઈનું શરણ નથી સંસાર ભાવના આ સંસાર કેવો છે કે આજની જે પત્ની છે કદાચ આવતા બહુમાં માતા થશે આજની માતા તે આવતા ભાવમાં કદાચ પત્નીનું રૂપ ધારણ કરશે જે આપણો દીકરો છે એ આવતા ભાવમાં કદાચ શત્રુ બની જશે જે આજનો શત્રુ છે તે આવતા ભાવનો દીકરો બની જશે કેમ કારણ કે આ સંસાર એક રંગભૂમિ છે એના ઉપર બધા જ લોકો નાટક ભજવ્યા જ કરે છે આપણે માત્ર પ્રેક્ષક તરીકે જોવાનું છે એ જોવાના બદલે આપણે ભજવવા લાગી જઈએ છીએ કારણ કે આપણે પણ ક્યારેક ક્રોધી ને ક્યારેક કપટી ક્યારેક ક્ષમાવાળા ને ક્યારેક સરળતા તો આ બધો આપણો જુદા જુદા આપણે આપણા આત્માનું આપણે જુદું જુદું સ્વરૂપ જે બતાવીએ છીએ એ શાના કારણે થાય છે આ સંસાર બસ એ છે જેવો તમે રેતીને પીલવાથી જો તેલ નીકળતું હોય તો આ સંસારમાંથી સુખ મળે રેતીને પીલવાથી કદાપી તેલ ન નીકળે એમાં સંસારમાંથી કોઈ પણ જીવને કદાપી સુખની પ્રાપ્તિ ન થાય એટલે આ સંસારમાં શું શોધવાનું છે ઓલા માટલા જેવું બની જવાનું છે શૃંગી નામનું માટલું કે જે ચૌદ લાખ છપ્પન હજાર ને નેવું નદીના પાણી આપણા લવણ સમુદ્રમાં ઠલવાય છે તો પણ ઓલો શૃંગી નામનું માછલું એમાંથી મીઠું પાણી જ પીએ છે સમુદ્રનું પાણી એને નથી જેમ તમે રાજહંશને દૂધને પાણી ભેગું કરીને આપો દૂધ પી જાય પાણી પડ્યું રહે એમ શૃંગી નામનું માછલું પણ સમુદ્રમાં જાય પણ સમુદ્રની અંદર ત્યાં કને મીઠું પાણી જે આ નદીઓના આવેલા હોય એ પાણી પીએ તો એવી રીતે આપણે પણ આ સંસાર પણ સાગર છે એમાંથી મીઠું જળ પીવાનું છે મીઠું જળ એટલે દેવ ગુરુ અને ધર્મ બસ એના શરણે ચાલ્યા જવાનું છે આના સિવાય બીજું કંઈ કરવાનું નથી એકત્વ ભાવના હું એકલો આવ્યો છું ને એકલો જવાનો છું હું એકલો છું એવી દિનતા નહીં કોઈ મારું સગવું સગું નથી મારી સામે કોઈ જોતું નથી એને એકત્વ ભાવના ન કહેવાય પણ મારો આત્મા એકલો આવ્યો છે અને એકલો જવાનો છે મારી સાથે કોઈ આવવાનું નથી આ જે સંપત્તિ હું ભેગી કરીશ એનાથી માલ બધા ખાશે માલ તો મારે જ ખાવાનો છે મજા બધા કરશે સજા મારે જ ભોગવવાની છે એ એકત્વ ભાવના છે કે આ એકલો આવ્યો છે એકલો જવાનો છે અન્યત્વ ભાવના હું પણ બીજાથી ભિન્ન છું જેમ મારું કોઈ નથી એમ હું પણ કોઈનો નથી કારણ કે આપણે પણ કોઈની સાથે ક્યાંય જવાના નથી માત્ર કલ્યાણ મિત્ર તરીકે કોઈને સલાહ આપી શકીએ જુદી વાત છે પણ કોઈના કર્મો એને આપણે લઈ શકવાના નથી કદાચ જો આવું લેવાતું હોત તો આપણે બધા ક્યારના મોક્ષે પહોંચી ગયા હોત કારણ કે ક્ષપક શ્રેણી કારણ દરેક તીર્થંકર પરમાત્માની ભાવના છે મારું ચાલે તો જગતના બધા જીવોને મોક્ષે પહોંચાડી દો આ જે ભાવના છે તે ભાવના જેની હોય એ શ્રેણી જ્યારે માંડે તે વખતના અધ્યવસાયો એવા હોય કે નિગોદથી માંડીને બધા જ જીવો પોતાના કર્મો એમને આપી દે તો એ બધા કર્મો એક શ્રેણીની અગ્નિમાં બળીને ખાક થઈ જાય આવી પ્રચંડ વિશુદ્ધિ હરિહંત પરમાત્મા વગેરે કોઈ પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે ને વચ્ચે જે શ્રેણીનો કાળ હોય એમાં આવી પ્રચંડ વિશુદ્ધિ હોય પણ આવું કદાપી બનતું નથી કે કોઈ કોઈના કર્મો ભોગવે એટલે આપણા કર્મો આપણે જ ભોગવવાના છે એટલે એ રીતે પણ બધું સમજપૂર્વક આરાધના આદિ કરવી એટલે એકત્વ ભાવના અન્યત્વ ભાવના અસુચિ ભાવના બોલો શરીર એ અસુચિ પદાર્થનો નળ છે નળ ખોલોને પાણી ટપક્યા જ કરે તો બસ એમ આ શરીરના બધા જ દ્વારોથી સતત અસુચિ નીકળે છે બોલો કયું દ્વાર એવું છે અસુચિ ન હોય કાનમાંથી અસુચિ નીકળે આંખમાંથી અશુચિ નીકળે જીભ ઉપર અશુચિ નાકમાંથી અશુચિ આ શરીર ઉપર પણ પરસેવો વળે એ પણ અશુચિ ઠંડી માતૃ આ બધું અશુચિ આ એક એવું અપવિત્ર શરીર છે કે એના સંસર્ગમાં જે આવે બધાને અપવિત્ર બનાવી દે એવું છે એટલે જ્યારે પણ કોઈના રૂપ ઉપર નજર જાય ત્યારે વિચારવાનું કે આ તો વિષ્ટા ભરેલી સોનાની પેટી છે ખાલી બારથી રૂડી રૂપાળી છે પણ જો અંદર ખોલો તો વિષ્ટા સિવાય કાંઈ નથી એમ સાત ધાતુઓ એ અત્યંત અપવિત્ર છે તો એની સામે આપણે ક્યાં જોવાની જરૂરત છે એટલે એ રીતે અશુચિ ભાવના ઓલા મંડલીનાથ ભગવાન એને અશુચિ ભાવનાથી બધાને પ્રતિબોધ કર્યા અને બધાને બધા એની સાથે લગ્ન કરવા આવેલા અને બધાને પ્રતિબોધ પમાડી દીધા એટલે આ રીતે એક એક ભાવના એક એક મહિના સુધી ચાલે એ એટલું બધું આ ભાવનાઓમાં છે તો અહીંયા અશુચિ ભાવના આશ્રવ ભાવના એટલે જે કર્મને આવવાના બેતાલીસ માર્ગ છે એનાથી હું અટકું સંવર ભાવના કર્મને રોકવાના જે સત્તાવન ઉપાયો છે એ પ્રમાણે હું કર્મને રોકવા માટે ઉદ્યમ કરું નિર્જરા ભાવના તપના જે બાર પ્રકાર છે એનું સમ્યક આચરણ કરું કે જેથી કરીને કર્મની નિર્જરા થાય લોક સ્વભાવ ભાવના ચૌદે રાજલોકના સ્વરૂપનો વિચાર કરવો નીચે બિચારા નારકો કેવા કષ્ટો સહન કરી રહ્યા છે એની વિચારણા અહીં દિવ્યાંગો કેવી પરાધીન દશાની અંદર પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે આ બધી વિચારણા કરીને આખરે ધર્મ એ જ શરણરૂપ છે એ વિચાર કરવાનો છે લોક સ્વરૂપ ભાવનામાં બોધિ દુર્લભ ભાવના સમ્યક દર્શનની પ્રાપ્તિ આ જગતની અંદર ગમે તેટલો ઉદ્યમ કરીએ તો પણ ઘણી દુર્લભ છે અને માટે પરમાત્માના વચનો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી અને હું ઉદ્યમ કરું છું કે જેથી કરીને એ ગુણની પ્રાપ્તિ થાય અને ધર્મના સાધક અરિહંતાદિ પણ દુર્લભ છે હું કેટલો પુણ્યશાળી છું કે જન્મતાની સાથે મને આવા ઉત્તમ દેવગુરુ અને ધર્મની પ્રાપ્તિ થઈ તો હવે બહુમાનપૂર્વક હું એમની સેવા કરું તો આવી રીતે આ બાર પ્રકારની ભાવનાઓ અને પાંચ ચારિત્ર સામાયિક એટલે જીવનભર માટે જે દીક્ષા લેવાય છે તે છેદો પસ્તાપનિયા એટલે જે વડી દીક્ષા અપાય છે તે પહેલાં લઘુ દીક્ષા એ હતી અને પછી વળી દીક્ષા આપવી પડે પહેલાં ને છેલ્લા તીર્થંકરના શાસનમાં અથવા છેદો પસ્તાપનીયમાં બીજી રીતે એ થાય કે કોઈ મહાત્માએ મહાવ્રતનો ભંગ કર્યો હોય તો એના ચારિત્ર પર્યાય ગુરુ મહારાજ કાપી નાખે જ્યારે તમારો ચા પાંચ વર્ષનો ચારિત્ર પર્યાય દૂર કરવામાં આવે છે એટલે શું થાય કે હવે એનાથી જે નાના હતા મોટા હતા એ નાના હતા એ મોટા થઈ જાય અને પછી એને વંદન આદિ કરવાનું આવે તે પરિહાર વિશુદ્ધિ એમાં નવ જણ સાથે ચારિત્ર લે એના શરત એ છે કે કાં તો તીર્થંકરના શિષ્ય હોય કે પ્રશિષ્ય હોય એના પછીની પેઢી આ ચારિત્ર ના સ્વીકારી શકે પહેલું સમજણ જોઈએ અને નવ જણનું ગ્રુપ જોઈએ છ છ ને છ એમ અઢાર મહિનાનો આ અઢાર મહિનાનું ચારિત્ર છે ચાર જણ તપ કરે ચાર સેવા કરે ને એક વાચનાચાર્ય હોય તપ કરનાર માટે નિયમ એવો છે કે જો ઉનાળો હોય તો ઓછામાં ઓછો એક ઉપવાસ મધ્યમથી બે ઉપવાસ ઉત્કૃષ્ટથી ત્રણ ઉપવાસને પારને આંબીલ કરે શિયાળો હોય તો ઓછામાં ઓછા બે ઉપવાસ મધ્યમથી ત્રણ ઉત્કૃષ્ટથી ચાર બારને આંબી ચોમાસું હોય તો જગન્યથી અઠ્ઠમ મધ્યમથી ચાર ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ અને પારને આયનબીલ કરવાનું વાચનાચાર્યને આયનબીલ કરવાનું સેવા કરનારને બધાને આયનબીલ કરવાનું પણ આયનબીલની ગોચરી માટે ક્યારે જવાનું ભિક્ષાકાળ વીતી ગયા પછી જે વધેલી ગોચરી એવી હોય કે જેના ઉપર માખી પણ ન બેસે એવો આહાર ભોરીને વાપરવાનો માખી પણ ન બેસે એવો આહાર વાપરવાનો ગિરનારની અંદર આજે હેમવલ્લભ વિજયજી માર સાહેબ છે જીવનભર આયંબિલના પટખાણ છે અને આયંબિલના પટખાણ તો છે પણ રોજ ગિરનારની યાત્રા કરીને પછી આયંબિલ કરવાની ગિરનારની યાત્રા કરી નીચે ઉતરે નીચે ઉતરીને જુનાગઢ ગામમાં ઓરવા જવાનું ગામમાં ઓર્યા ધોમ ધકતો તાપ થઈ ગયો હોય અને ગામમાં ઓરી આવ્યા પછી એ વખતે જાય ત્યારે બધું ખલાસ થઈ ગયું હોય કાંઈ હોય જ નહીં જે પણ ચણા કે જે મળ્યું એનાથી આમીલ કરે આવું જિંદગી સુધી કરવાનું છે લાઈફ ટાઈમ કરવાનું છે એટલે આજે પણ આવા મહાત્માઓ છે હંસ કીર્તિ શ્રીજી સો સો સો ત્રણ વખત ઓળી તેતાલીસ વર્ષ આયમબિલમાં પસાર થયા સંયમ જીવનના તો આવા આયમબિલ વગેરે તપ એ જે કરે તો એનાથી પણ કર્મ નિર્જરા થાય આવી આવો તપ એ કર્મ નિર્જરાનું કારણ બને છે તો પરિવાર શુદ્ધિ ચારિત્રમાં આ રીતે આંબિલ માટે ઓરવા જાય અને છ મહિના પૂરા થાય એટલે તપ કરનાર સેવા કરે સેવા કરનાર તપ કરે બીજા છ મહિના પૂરા થાય એટલે વાચનાચાર્ય તપ કરે એક વાચનાચાર્યમાં રહે બાકીના બધા સેવા કરે આમ અઢાર મહિના પૂરા થયા પછી કેટલા પાછા પોતે જે સ્થાનમાં હતા ત્યાં આવી જાય અને કેટલા વધારે સત્વવાળા હોય તે જિનકલ્પ સ્વીકારે અને જિનકલ્પનો અર્થ એ આંખમાં કાંઈ તણકનું પડ્યું હોય તોય પોતાની જાતે કાઢવાનું કાઢવાનું નહીં પગમાં કાંટો વાગ્યો હોય તોય કાઢવાનો નહીં જેમ હોય એમને એમ જ ચલાવવાનું એને જિનકલ્પ કહેવાય તો આવું પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર કે જે પરિહાર વિશુદ્ધિ આજના દિવસે અહીં નથી સૂક્ષ્મ સંપ્રાય એટલે સૂક્ષ્મ લોક કષાયના ઉદયવાળું ચારિત્ર અને એ દસમા ગુણસ્થાનકની ભૂમિકાનું છે યથાખ્યાત ભગવાને જેવું કહ્યું છે એવા જ પ્રકારનું ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર છે આમ પાંચ ચારિત્ર આમ કર્મને રોકવાના આ ફિફ્ટી સેવન ઉપાયો છે એનાથી આવતા કર્મને રોકી શકાય નિર્જરા એટલે જેનાથી કર્મ ઓછા થાય તે નિર્જરા અને તે બાર પ્રકારનો તપ છ પ્રકારનો બાહ્ય અને છ પ્રકારનો અભ્યંતર બાહ્ય તપમાં પણ એક કરતાં બીજો ચડિયાતો છે અણસર કરતા ઉણોદરી અપેક્ષા એ ચડિયાતી છે કારણ કે ઉપવાસ તો એક દિવસ કરો બે દિવસ કરો ચાર દિવસ કરો પણ આખરે જમવાનું તો રોજ છે અને ભાવતી વસ્તુ આવી જાય ત્યારે પણ ઓછું જમવું એ અઘરું છે ભાણા ઉપર બેસી અને ભાવતી વસ્તુ આપે તેવા સમયે પણ ભૂખ્યા રહેવાનું અઘરું છે એટલે અણસણ જેમ રોજ કરવાનું રોજનું અણસણ આપણા માટે શું હોય તો શ્રાવક માટે તો આમ રોજ એકાશનું કરવાનું છે એકાદનું ન થાય તો છેવટે ઓછામાં ઓછું નવકાશી ને તિબિયા એ પણ આંશિક અણસણ છે માત્ર રાત્રિના સમયે પૂરતું પણ એ અણસણ થયું અને જે આવો નિયમ લે છે એને વર્ષની અંદર છ મહિનાના ઉપવાસનો લાભ મળે છે કારણ કે છ મહિનાને ખાધું જ નથી રાત્રિનો બધો જ સમય આહાર વિનાનો ગયો છે એટલે અડધો સમય ખાવામાં અડધો નહીં ખાવા અને જો મુઠ્ઠી સંયમનું પચખાણ કરવો તો મહિને સત્યાવીસ ઉપવાસનો લાભ મળે દિવસમાં દસ વખત ખાવાની છું પચીસ વખત ખાવાની છું પણ લાભ મહિને સત્યાવીસ ઉપવાસનો મળે તો આવા પ્રકારનો તપ એ કરવો જોઈએ કે જેથી કરીને કર્મની નિર્જરા ઉણોદરી કરતાં પણ વૃત્તિ સંક્ષેપ વૃત્તિ સંક્ષેપ એટલે ઓછા દ્રવ્યો વાપરવા એને વૃત્તિ સંક્ષેપ કહેવાય એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધી રીતે અભિગ્રહ થઈ શકે ભગવાને જેમ અભિગ્રહ કર્યો હતો દ્રવ્યથી અડદના બાકુડા ક્ષેત્રથી એક પગ ઉમરાની અંદર ને એક પગ ઉમરાની બહાર કાળથી ભિક્ષાકાળ વીતી જાય પછી ભાવથી રાજકુમારી છતાં દાસી બનેલી હોય ત્રણ દિવસની ઉપવાસી હોય પગમાં બેડી હોય માથે મુંડન હોય અને રુદન કરતી હોય આટલી કલમો જ્યારે પૂરી થાય ત્યારે ભગવાનને પારણું કરવાનું હતું કે તો આવો અભિગ્રહ એને વૃત્તિ સંક્ષેપ કહેવાય તો આવો વૃત્તિ સંક્ષેપ એ કરવાનો હોય છે માટે એક મહાત્મા એને એવું નક્કી કર્યું કે પાંચમા માળે ગોરવા જવાનું એના સિવાય ક્યાંય નહીં જવાનું બધી બિલ્ડિંગોમાં પાંચમા માળે જવાનું પાંચમા માળે જો જૈનનું ઘર હોય ને ઓરાવે તો ઠીક નહીં તો દાદરો ઉતરી જવાનો બીજી બિલ્ડિંગમાં જવાનું અને કોઈ કેટલીક વખત દરવાજો આમ કરે તોય કોઈ ખોલે નહીં કારણ કે સંભળાય પણ નહીં બેલ તો એમને મારવાની નથી એટલે આવું પણ થાય એટલે આવા વિગ્રહો તે કરવાના હોય છે તો આ વૃત્તિ સંક્ષેપ આવો આ તપને વૃત્તિ સંક્ષેપ કહેવાય રસ ત્યાગ એટલે વિગઈઓનો ત્યાગ મહાવિગયનો તો સર્વથા ત્યાગ હોય મધ માખણ મદિરાને માંસ પણ લઘુ વિગયમાં પણ દૂધ દહીં ઘી તેલ ગોળ પકવાન આ છ લઘુ વિગયો છે એનો પણ શક્ય તેટલો વધારે ત્યાગ કરવો એ રસ ત્યાગ છે છેવટે ઓછામાં ઓછી રોજ એક વિગયનો ત્યાગ કરવાનો તમે કહેશો કે અઠવાડિયાના સાત દિવસ છે તો છ દિવસ સુધી એક એક કરવાનો સોમવારે એક મંગળવારે એક રવિવાર આવે ત્યારે છ વીઘીનો ત્યાગ કરવાનો એટલે બધા વાર બરાબર સચવાઈ જશે તો એ રસ્ત્યાગનો તપ થશે કાય ક્લેશ એટલે કાયાને કષ્ટ આપવું એ કાય ક્લેશ મહાત્મા લોજ કરાવે છે કાય ક્લેશ છે આપણે પણ લોજ કરાવી શકીએ ઘણા બધા શ્રાવકો પણ મુંબઈમાં લોજ કરાવે છે તો એ લોજ એ પણ એના દ્વારા કષ્ટ સહન થાય છે એક ચારિત્ર મોહનીય કર્મ ત્રૂટે છે સાધુ જીવનનો અભ્યાસ થાય છે ઘણા લાભો થાય છે એટલે કાયાને કષ્ટ આપ્યા કરવું બસ કાયાને તકલીફ આપ્યા જ કરે કાયાને ક્યારેય પંપાડીને રાખવાની નહીં જો પંપાડીને રાખીએ તો એ આપણી પાસે કાંઈ આપણે એનાથી કાંઈ કામ જ ન લઈ શકીએ કોઈ માણસને તમે કામ પર રાખો અને એને કહો કે ભાઈ જ્યારે કામ હશે ત્યારે કહીશ અને તમે બે વર્ષ સુધી એની પાસે એક પણ કામ ન કરાવો બેઠા બેઠા જ પગાર આપો અને ઘરમાં જ્યારે લગ્ન પ્રસંગ આવે ત્યારે એને દોડાવ્યા કરો ભાઈ આ કામ કર આ કામ કર શું થશે ચાર કલાકમાં માંદો પડી જશે કારણ કે બે બે વર્ષ સુધી કાંઈ કામ જ નથી કરાવ્યું એમ આ શરીરને તમે રોજ ખાવાનું આપો અને સંવત્સરીને આપો કે તારે ઉપવાસ કરવાનો છે તો શું થાય પછી નવકારશ્રીનો ટાઈમ પછી જોયા કરે છે ક્યારે નવકારશ્રી આવે અને ક્યારે પારણું કરવું એના કરતાં જો ભગવાનની આજ્ઞા માની હોય કે દર ચૌદસે હું ઉપવાસ કરીશ તો એ મહિનામાં ત્રીસ ઉપવાસ થઈ જાય કારણ કે એકવીસ ચૌદસના એકવીસ પક્ષી ત્રણ ચોમાસીના ત્રણ છ એટલે એકવીસના છ સત્યાવીસ અને સંવત્સરીનો અઠમ આ ત્રીસ તો બધાએ કમ્પલસરી પ્રાયશ્ચિત તરીકે કરવાના છે આરાધનાના બધાના જુદા જ્ઞાન પંચમની તમે આરાધના કરો એના ઉપવાસ જુદા મૌન અગિયારસની આરાધના કરો એના ઉપવાસ જુદા જે પણ આરાધના કરતા હોય એ ઉપવાસ આમાં નથી ગણવાના આ તો ભગવાનની આજ્ઞા મુજબ શ્રાવક જીવન જીવતા હોઈએ તો પણ ત્રીસ ઉપવાસનું પ્રાયશ્ચિત છે આ એ પ્રાયશ્ચિત આપણે બધાએ કરવાનું છે એ ત્રીસ ઉપવાસ આપણે નથી કરતા એટલે એક ઉપવાસ આકરો પડે છે એટલે આ શરીરને રોજ રોજ એને સમજાવી સમજાવીને આપણે ઉપાધ્યાય પદમાં વાત કરી હતી ઉદયરત્ન મહારાજને કે નવકારથી પોરસીનું પચખાણ કર્યું અને એ પોરસીનું પચખાણ આવે એના પહેલાં જ ધર્મ પામી ગયા તો આ રીતે એ સત્વ જોઈએ જે પણ થાય તે દેવેન્દ્ર સુરી મહારાજ કલાપૂર્ણ સુરી મહારાજના ગુરુ ચૈત્ર સુધી ચૌદસનો દિવસ હતો દીક્ષા લીધા પછી એક પણ ચૌદસ એવી નહોતી કે જે દિવસે ઉપવાસ ન કર્યો હોય ચૈત્ર સુદ એ ઉપવાસનું પચખાણ લીધું સાથેના બધા મહાત્માઓએ ના પાડી સાહેબ આપની તબિયત બરાબર નથી તો એ તબિયત એનું કામ કરશે આપણે ઉપવાસ શાના માટે છોડવાનો આજ દિવસ સુધી દીક્ષા પછી નથી છોડ્યો આટલા વર્ષો સુધી તો નહીં પણ અને એ એ દિવસે જ કાળધર્મ પામ્યા એટલે સત્વ હોય તો કેટલો મોટો લાભ થાય તો વીરતીમાં ગયા નિયમની મક્કમતાથી જાય તો સદગતિ તો મળે પણ મોક્ષ માર્ગને અનુકૂળ મળે એ મોટામાં મોટો લાભ એના દ્વારા આપણને પ્રાપ્ત થાય એટલે આ શરીર પાસેથી કામ સતત લીધા જ કરવાનું છે નહીંતર આ પ્રમાદી બની જશે આળસુ બની જશે અને આહાર વગેરે સંજ્ઞાઓ એ તો આમ પણ એનો લોલુપી છે એટલે સતત એના માટેનો એ પુરુષાર્થ કરશે એટલે એ રીતે કરવાનું અને સંલીનતા નામનો તપ એટલે ટીવી આદિના દૃશ્યો ન જોવા કે કશાયો ન કરવા મન વચન કાયાને કંટ્રોલ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું એ સંલિનતા નામનો તપ છે એમ પ્રાયશ્ચિત ભૂલ થઈ ગઈ હોય તો ગુરુ મહારાજ પાસે જઈને ક્ષમા માગવી અણસણ અને પ્રાયશ્ચિતને સંબંધ છે કારણ કે જ્યારે પ્રાયશ્ચિત લેવા જાઓ ત્યારે ગુરુ મહારાજ કે આટલા ઉપવાસ કરજો આટલા એકાસ ના કરજો ઉણોદરીને વિનયને સંબંધ છે તમે જો ઉણોદરી ન રાખી હોય તો વિનય કરવાનું મન ન થાય કોઈ આવતું હોય તો એને સામે લેવા જવાના હોય મૂકવા જવાના હોય એના બદલે પ્રમાદ થઈ જાય કારણ કે પેટ ભરેલું છે જો ઉણોદરી હોય તો વિનય સારો થઈ શકે વૃત્તિ સંક્ષેપ હોય તો વ્યાવત સારી થઈ શકે સારી ભદ્રે વૃત્તિ સંક્ષેપ કરીને વ્યાવત કરી એમ આપણે જો વાપરવામાં આપણે ઘટાડીએ તો વધેલું બીજાને આપી શકાય આપણે સંકોચ કરીએ મારે આટલા કપડાં ચાલશે આનાથી વધારે જરૂર નથી તો બાકીના તમે બીજા કોઈને આપી શકો એટલે વૃત્તિ સંક્ષેપ જો હોય તો વ્યાવત સારી થાય રસ ત્યાગ હોય તો સ્વાધ્યાય સારો થાય જો વિગય ભરપૂર ભોજન કર્યું હોય તો સ્વાધ્યાયની અંદર પ્રમાદ થઈ જાય એટલે રસ ત્યાગને અને સ્વાધ્યાયને સંબંધ છે આ બાજુ કાય ક્લેશ અને ધ્યાનને સંબંધ છે કારણ કે મનની એકાગ્રતા એ જો શરીરને કષ્ટ આપવાની ટેવ પાડી હોય તો ટકે નહીતર મનની એકાગ્રતા ન ટકે એક મચ્છર આવે તોય ચરવડાથી ઉડાડવાનું મન થઈ જાય ધ્યાનની અંદર ન રહેવાય અને સંલિનતા હોય તો કાયો સર્ગ સારો થાય કારણ કે કાયા ઉપરના મમત્વને દૂર કરી દીધું છે એટલે આ રીતે બાહ્ય અને અભ્યંતર એ બંને પ્રકારના તપનો પરસ્પર સંબંધ છે એટલે બાર પ્રકારનો તપ પણ મુખ્યત્વે અભ્યંતર તપ એનાથી કર્મ નિર્જરા વધારે થાય છે એટલે બાહ્ય તપ દ્વારા આપણે અભ્યંતર તપનો વિકાસ કરવાનો છે તો આ રીતે આ નિર્જરા તત્વ અને હવે બધાને છેલ્લે જવાનું છે મોક્ષમાં એટલે છેલ્લું તત્વ તે મોક્ષ તત્વ તો મોક્ષના નવ પ્રકાર જે બતાવ્યા એ મોક્ષની નવ દ્વારથી વિચારણા મોક્ષમાં ગયા પછી તો બધા સરખા છે કોઈ ભેદભાવ નથી અરિહંતનો આત્મા હોય સામાન્ય કેવલી હોય ગણધર હોય જે મોક્ષમાં ગયા પછી બધા સરખા અહીં પુરુષ હોય સ્ત્રી હોય કે નપુંસક હોય પણ મોક્ષમાં ગયા પછી દરેક આત્માઓ એક સરખા છે તો શું છે તમે મોક્ષની નવ દ્વારોથી વિચારણા કરી છે પહેલા નંબરમાં મોક્ષ છે કે નહીં એના માટેની વિચારણા તો જેટલા શુદ્ધ પદો હોય એટલી વસ્તુ આ દુનિયામાં અવશ્ય હોય હોય ને હોય કોઈ એમ કે રમેશ નથી એનો અર્થ છે કે રમેશ છે રમેશ નથી એટલે ઘરમાં નથી પણ ઘર સિવાય બીજી કોઈ જગ્યાએ છે એ રમેશ છે એમ કેમ પૂછ્યું તો રમેશ નામની કોઈ વ્યક્તિ છે માટે એમ મોક્ષ એ શુદ્ધ પદાર્થ છે શુદ્ધ પદ છે એ શુદ્ધ પદવાળી વસ્તુ જેમાંથી વ્યુત્પત્તિ અર્થ નીકળે એવો પદાર્થ આ જગતમાં અવશ્ય હોય હોય ને હોય જ્યાં પણ તમને તરતમતા દેખાય છે ત્યાં પૂર્ણતા હોય હોય ને હોય આ એક નિયમ છે ચંદ્રમાં તરતમતા દેખાય છે બીજનો ચંદ્ર ત્રીજનો ચંદ્ર ચોથનો ચંદ્ર કળાઓ વધતી જાય છે તો સંસારી દીવોમાં તો પૂર્ણિમાના દિવસે સોળે કળાએ ચંદ્ર હોય છે એમ સંસારી દીવોમાં જે સુખની તરતમતા દેખાય છે તો પૂર્ણ સુખ પણ ક્યાંક હોવું જોઈએ તો એ પૂર્ણ સુખનું નામ મોક્ષ છે એટલે મોક્ષ નામનું તત્વ એ પણ આ દુનિયામાં છે ઘણા કે છે નરક હશે કે નહીં દેવલોક હશે કે નહીં આ બધું છે જે નરક ન હોય ધારો કે તો અહીં કને તો કોઈ એક ખૂન કરે તોય ફાંસીની સજા થાય અને પચાસ ખૂન કરે તોય ફાંસીની અને પાંચસો માણસને નુકસાન પહોંચાડે તોય ફાંસીની સજા ત્રણ હજાર માણસ વર્લ્ડ ટ્રેડમાં ગયા તોય ફાંસીની સજા આનાથી વધારે સજા અહીં નથી તો જેને વધારે હિંસા કરી અને વધારે સજા મળવી જોઈએ એ વધારે સજા ક્યાં મળે નરકમાં મળ્યો એટલે નરક નામની પણ ગતિ છે અને ન હોય તો આપણે એમ કહેતા જ નહીં ટાટાની હોસ્પિટલમાં જઈને કે બિચારો નરક જેવી વેદના ભોગવે છે જો નરક ન હોત તો નરક જેવી એ શબ્દ ક્યાંથી આવે એટલે આ બધા જેટલા પણ શુદ્ધ પદો છે એ વસ્તુ આ જગતમાં અવશ્ય હોય તો મોક્ષ એ અવશ્ય છે સત્પથ પ્રરૂપના દ્વાર કહેવાય હવે સંતપય પ્રવૃણયા દબ્બપમાણમ મોક્ષ છે તો એમાં કેટલા જીવો છે તો કે અનંત જીવો છે દ્રવ્ય પ્રમાણ પછી ક્ષેત્ર કેટલા ક્ષેત્રમાં છે પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ જે સિદ્ધશિલા છે ત્યાં છે અને એક જીવની અપેક્ષાએ પોતાનું વર્તમાનમાં જે શરીર છે એનો બે તૃતીયાંશ ભાગ એટલો છે એક જે ત્રીજો ભાગ છે બધાનો પોલાણવાળો છે આપણા નાકની વચ્ચે પુરાણ છે મુખમાં પુરાણ છે બે હાથ વચ્ચે પુરાણ છે આ બધા પુરાણવાળા ભાગો પુરાઈ જાય એટલે ત્રીજો ભાગ નીકળી જાય સિદ્ધપણામાં એની અવગાહના બે તૃતીયાંશ ભાગની થાય પાંચસો ધનુષની કાયાવાળો હોય તો ત્રણસો તેત્રીસ ધનુષને બત્રીસ અંગુલની અવગાહના થાય ઓછામાં ઓછી બે હાથની કાયાવાળો જીવ મોક્ષે જઈ શકે વધારેમાં વધારે પાંચસો ધનુષની કાયાવાળો જીવ મોક્ષે જાય બે હાથની કાયાવાળો ગયો હોય તે અડતાલીસ આંગળ એમાંથી સોળ આંગળ બાદ કરી નાખો તો બત્રીસ આંગળની અવગાહના મિનિમમ ત્યાં કને હોય સ્પર્શના ક્ષેત્ર કરતાં સ્પર્શના વધારે છે બોલો આપણું ક્ષેત્ર અત્યારે આટલું છે પણ સ્પર્શના કેટલી ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ જઈ આવ્યા અમેરિકામાં પણ ઘણી બધી જગ્યાએ ફર્યા તે બધી સ્પર્શના થઈ ગઈ પછી કાળ મોક્ષમાં છે તો કેટલા કાળ સુધી તો કે સાદી અનંત એક વખત આવ્યા પછી કદાપી એનો અંત નથી એ એકાંત દ્વાર અંતર તો અંતર હોય જ નહીં અંતર ક્યારે હોય કે સિદ્ધમાંથી સંસારી થાય ને સંસારીમાંથી સિદ્ધ થાય તો અંતર હોય સમ્યક દર્શનનું હોય કે સમ્યક દર્શન વાળો આત્મા એને વમી દે ને મિથ્યાત્વ આવે તો એના માટે પાછું સંકિત ક્યારે પામશે એને વિચાર કરવો પડે એ અંતર દ્વાર કહેવાય પણ મોક્ષમાં તો આવું કદાપી બનતું નથી જે સંસારમાં પછી પાછા આવતા જ નથી એટલે અંતરનો કોઈ સવાલ જ નથી પછી ભાગ દ્વાર કે કેટલા જીવો કેટલામાં ભાગે છે તો કે એક નિગોદના અનંતમાં ભાગે જ છે ભાવ દ્વાર કયા ભાવે સિદ્ધો છે તો કે ક્ષાયિક ભાવે જ્ઞાન દર્શન છે એટલે અને પારિણામિક ભાવે જીવત્વ છે અને અલ્પ બહુત્વ તો કે શું અલ્પ બહુત્વ તો કે પુરુષો એ થોવા નપુંસ સિદ્ધા નપુંસક લિંગે સિદ્ધ થોડા થાય એના કરતાં સ્ત્રીલિંગે સિદ્ધ વધારે થાય અને એના કરતાં વધારે પુરુષ લિંગે સિદ્ધ થાય અલ્પભૌત્વ જો દેખીતી રીતે વધારે ધર્મ કરતી બહેનો દેખાય છે પણ એ અલ્પભૌત્વમાં શું બતાવ્યું કે વધારે ધર્મ કરતી હોવા છતાંય સ્ત્રીઓ મોક્ષે ઓછી જાય છે એક સમયમાં વીસ જ સ્ત્રીઓ મોક્ષે જાય એનાથી વધારે ન જાય પુરુષો એક સમયમાં એકસો ને આઠ મોક્ષે જાય ભગવાન ઋષભદેવ ને એકસો આઠ મોક્ષે ગયા હતા કેમ પુરુષો ઉપયોગ પૂર્વક આરાધના કરે છે મોટા ભાગે જનરલ જે પણ થાય છે એ એકમાં જ રહે છે અને બહેનોને એમ થાય છે કે ભાઈ જલ્દી માળા પણ ગણી લઉં ને વ્યાખ્યાન પણ સાંભળી લઉં એ બધા કામ એક સાથે કરવા જાય એટલે ઉપયોગ એક પણ જગ્યાએ ન રહે અને એના કારણે વધારે આરાધના કરતા દેખાતા હોવા છતાંય મોક્ષે જવાની ટકાવારી છે એ ઓછી છે એટલે આ રીતે આ નવે તત્વો છે અને આ નવે તત્વો એના ઉપર જો શ્રદ્ધા હોય તો સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે એનો લાભ એ છે જીવાઈ નવપયત્થે જો જાણઈ તસ હોય સંમતમ જીવાદી નવ પદાર્થોને જે જાણે છે અને જાણ્યા પછી બરાબર તે જ પ્રમાણે શ્રદ્ધા કરે છે તો સમ્યક દર્શન થાય છે અને કદાચ ન પણ જાણતો હોય તો પણ એને પૂર્ણ શ્રદ્ધા હોય તો સમ્યક દર્શન તો કે સમ્યક દર્શનથી લાભ શું સમ્યક દર્શન કોને કહેવાય એ પછી સબ્બાઈ કિણેસર ભાષી આવી દિનેશ્વર પરમાત્માના બધા જ વચનો સંપૂર્ણ સત્ય જ છે અને શંકા વગરના છે આ સમ્યક દર્શન પણ એનાથી લાભ શું તો કે એનાથી લાભ એ કે એનો સંસાર અર્ધ પુદ્ગલ પરાવર્તથી વધારે નથી રહેતો તેસીમ અવડ્ડ પુગ્ગલ પર્યટ્ટો જેવ સંસારો એનો સંસાર માત્ર અર્ધ પુદ્ગલ પરાવર્ત જ રહે એટલા કાળની અંદર એનું મોક્ષ ગમન નિશ્ચિત હોય છે એનાથી વધારે સમય એ આત્માને સંસારમાં પરિભ્રમણ નથી કરવું પડતું અને સમ્યક્ત્વ પ્રાપ્તિનો જે આનંદ છે એ આનંદ એવો છે કે ચક્રવર્તીપણું પણ પ્રાપ્ત થાય અને આવી સુખ સાહેબીની વચ્ચે પણ જે આનંદ આજ દિવસ સુધી જીવે નથી અનુભવ્યો એવો આનંદ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિના સમયે અને સમ્યક દર્શન જ્યારે હાજર હોય તેવા સમયે આવો આનંદ જીવ વેચતો હોય છે એટલે આ નવતત્વ જાણવાનું ફળ તે આ છે એનો કાળ કેટલો તો કે ઉસપ્પીની અનંતા અનંત ઉત્સર્પિણી અવસર્પિણી અર્ધ પૂતગલ પરાવર્ત એટલે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી અને પછી સિદ્ધના પંદર ભેદ બતાવ્યા જીણા અજીણા એટલે જે સિદ્ધ થાય છે કેટલાક તીર્થંકર થઈને થાય છે કેટલાક તીર્થંકર થયા વિના થાય છે તીર્થ તીર્થા કેટલાક જીવો તીર્થની સ્થાપના થયા પછી જાય છે કેટલાક તીર્થની સ્થાપના થયા પહેલા પણ જાય છે મરુદેવા માતા તીર્થની સ્થાપના થયા પહેલા ગયા એટલે તીર્થ તીર્થા ગીહી અન્ના સલિંગ કેટલાક ગૃહસ્થલિંગે કેટલાક અન્ય લિંગે અને કેટલાક સ્વલિંગે ભરત ચક્રવર્તી ગૃહસ્થલિંગે કેવળ જ્ઞાન થઈ ગયું વલ્કલગીરી તાપસ અન્ય લિંગે થઈ ગયું સાધુઓ એ સ્વલિંગે થયા એટલે સલિંગ સિદ્ધા થી નર સ્ત્રી પુરુષને નપુંસક ચંદન બારા વગેરે સ્ત્રી પુરુષમાં ગૌતમ સ્વામી વગેરે અને નપુંસકમાં ગાંગે વગેરે એક અને અનેક એક સમયમાં એક મોક્ષે જાય એક સમયમાં અનેક મોક્ષે જાય તે અને પ્રત્યેક બુદ્ધ સ્વયંસમ બુદ્ધ અને બુદ્ધ બોધિ આ પંદર પ્રકાર છે પ્રત્યેક બુદ્ધ એટલે સંધ્યાના રંગ આદિ કોઈ એકાદ નિમિત્તને પામીને વૈરાગ્ય થાય ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય જેમ હનુમાનજી સ્વયંસમ બુદ્ધ પોતે પોતાની મેળે બોધ પામીને મોક્ષે જાય તીર્થંકર પરમાત્માઓ અને જે બુદ્ધ બોધિ ગુરુના ઉપદેશથી બોધ પામી અને સમ્યક દર્શન આદિ ગુણની પ્રાપ્તિ કરીને મોક્ષે જાય આમ આ સિદ્ધના પંદર પ્રકારો છે અને પછી છેલ્લી ગાથામાં એમને કહ્યું જૈયાઈ હોય પૂછા જીણાના મક્કમની ઉત્તરમ તૈયા ઇક્કસ નિકો યસ અનંત ભાગોએ સિદ્ધિ કહો જ્યારે જ્યારે ભગવાનને પૂછવામાં આવે કે હે ભગવાન કેટલા જીવો મોક્ષે ગયા છે ત્યારે ત્યારે ત્રણેય કાળમાં ભગવાનનો એક જ જવાબ છે કે એક નિગોદનો અનંતનો ભાગ જ મોક્ષે ગયો છે આપણે એમાં આપણો નંબર લગાવવાનો છે કોમ્પિટિશન છે બધાને જવું છે પણ આપણે નંબર લગાવવાનો છે બરાબર કોમ્પિટિશનમાં કેટલા સાવધાન બની જઈએ છીએ આપણી બાજુમાં કોઈ દુકાન ખોલીને બેસી જાય તો આપણે કેટલી જાગૃતિ રાખવી પડે છે તો અત્યારે કેમ જાગૃતિ નથી રહેતી મોક્ષે જવા માટે ઉતાવળ હોવી જોઈએ અને એ પ્રકારની જાગૃતિ થાય તો આ રીતે આપણે જીવ વિચાર નવ પદ અને નવ તત્વ એની વાત આપણે કરી બરાબર સાડા નવ વાગ્યા અને મેં તો આખું નવ તત્વ શોર્ટમાં પણ એકદમ આપણે જોઈ લીધું પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાવી તો મિચ્છામી કરો શિવમાસ્તુ સર્વ જગત શિવમાસ્તુ સર્વ જગત નિરતા ભવન શામિલ કરામ આભાર નહીં આભાર ગીત છે